અંગ્રેજી બોલે છે seven September two thousand fifteen સાંજે મોહનભાઈને ત્યાં કેટલો અહીંયા આવતા રવિવારે Namo Yantaram. Namo Yantaram. Namo Siddharam. Namo Siddharam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vazayanam. Namo Vazayanam. Namo Luesa Vasaura. Namo Luesa Vasaura. Eu sou Pancha Namukaro. Eu sou Pancha Namukaro. Sarva Pava Pranasana. Sarva Pava Pranasana. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo Yantaram. Namo this is the pour le chair. I, no, no, No, no, there is second. If you want chair, then you can relax also. This way also you can see. Nothing wrong in it. These, these anyway. Here no hard and fast rule. They are free of all rules, but they are subject to one supreme law, that is Vyavasti Shakti operating power. And the law that is operative supremely for all human beings, particularly those realized ones, is the no law, law. Where there is no law, there is supreme law. Do you understand? Hmm. It is subject of understanding. Subject of understanding. It is not the subject of vocabulary or anything of that sort. No, no, no. Human laws are vocabulary. What library? This US lawyers library I see, one by. Kitted volume. Yeah, US lawyers, so Indians. Hmm? It goes on expanding, expanding, expanding. Those, you can ask our Krusha, Krusha. You, you, you also have a library? Where is it now? Gone. <laughs> <laughs> our this realization and our self-knowledge can develop to such an extent in our own relative bodies. So all body, faculties from within, particularly from within, at mind level, mind level, and all our living, gets so much so developed to more and more evolvement of our non-doership so that this doership body, doership body gets energized, energized and whatever activities that are due to the body, they get affected out very efficiently. If five, ten hours work will mean two hours of yours, and you will be free for whole time. It's possible this is my experience of the last, you including my work career, 54 years. Hmm. And today also, but as cut, I see only because of that now I cannot see. But at least my neighbors come. We are Gujarati, we are all Gujarati now. What to do? No? Gujarati, what करो? Alfred um, Hemp for Hoser. Jeff. Şerif Bey, Neyse canım. bakar bakalım. Evlenmeyeceğiz. Tamam, sen de izlemeyiz. Evet, memur gibi. Ne? એટલે આપણા જ્ઞાનમાં એટલું બધું આ છે એનો પ્રભાવ એટલો બધો છે વિજ્ઞાન કા એટલા પ્રભાવ છે બહુ પ્રભાવ છે એનો કે આપણા રિલેટિવ લિવિંગમાં અને બહુ જ આપણને એફિશિયન્ટ બનાવી દે છે આપણું લિવિંગ એફિશિયન્ટ બનાવે છે શું કહ્યું તમારો શું અનુભવ છે પસંદ તમારો શું અનુભવ છે યુ આર વર્કિંગ વિથ બેચેર you are working with some company શું અનુભવ છે તમારો ઇંગ્લિશમાં કહું ગુજરાતીમાં ગુજરાતીમાં કારણ કે વોટ એવર કઈ બી જે કરતા હોય ને તો વસ્તુ ઘણી ઈઝી થઈ જાય બધી વસ્તુ oh, oh એ તો વેચાણ વાળા તો બહુ કેટલા સ્ટ્રોંગ છે એ તો એ તો કરું પણ મારો મેઇન એક્સપિરિયન્સ જ્યારે વેસ્ટિંગ હાઉસ નું અમે લોકો બ્રાન્ડ ન્યુ રિએક્ટરની ડિઝાઇન કરતા જ્યારે રજનીભાઈએ કહ્યું કે ચાલ આવી જતું અને આઈ વોઝ ધેર લીક આખું જે બ્રાન્ડ ન્યુ રિએક્ટર ન્યુક્લિયર આઇલેન્ડના જે કામ કરેલું સિત્તેર માણસો કામ કરતા હતા આખા ગ્રુપમાં પણ thing becomes very easy problem તમે વિચાર કરો કે આટલો મોટો પ્રોબ્લેમ છે oh. ને સવારના દાદાને યાદ કરીને દિવસ શરૂ કરીએ તો પ્રોબ્લેમ બહુ ઇઝી થઈ જાય ને લોકોની એ રીતે હેલ્પ બી થઈ જાય બીકોઝ દે જે આપણા માટે કામ કરતા ને તે લોકો બી એમને અસર પડ્યા વગર રહે જ નહીં તમે એ લોકો બી તમારા માટે ટીમ પડીને મહેનત કરે એ ટીમને પણ બહુ અસર અને એમાં તો પાછા એવું નહોતું કે ખાલી મેજોરિટી તો બધા અમેરિકન ને ચાઇનીઝ ને એવા જ હતા મારા ચાઇનીઝ પીએફડી માણસો હતા મારા માટે કામ કરતા હતા પણ they also become very friendly and very helpful American Chinese બધા જે કોઈ છે ને એ તો બધા કેવી છે કે they are on the developing stage on relative plane also there is no question of real, but it is all intellectual part. For them, they, for them real is intellectual part living in, in from inside. It is also there, but for them it is good enough because they are developing further. So their intellect is helpful to them. You see? But for us, for us, we get more and more experienced in experiencing ourselves to be free from the clutches of intellect. Intellect won't go, intellect रहेगी आपको हम्म? लेकिन उसकी इफेक्ट से आप लोग मुक्त कम होते जाएंगे इफेक्ट आपके ऊपर and therefore naturally will be functioning you understand ને હાજી. નહીં તો તમને લોકોને કેટલું કામ બધું કે કે નાના નથી હોતા મોટા કેટલા મોટા કામ એ જવાબદારી આપવામાં આવે છે હાજી. પણ એમાં બર્ડન લાગે છે કંઈ બિલકુલ નહીં ક- કામ કરીએ છીએ અને ફીલ લાઇટ લદ્દીભાઈ તમારો શું અનુભવ છે Westinghouse whole life Westinghouse હા topmost company of the world Westinghouse દાદાજી આઈ રિયલાઇઝ કે I was not the doer અને એ with that with that in mind that I am not the doer with that in mind you know, તમે ઇન્ટરકનેક્શનની વાત કરી it become so easy and then talking with our president and vice president તમે કેટલા બધું ક્યાં ક્યાં ના ફર્યા વર્લ્ડમાં ક્યાં ક્યાં વર્લ્ડમાં ના ગયા તમે આ બ્રાઝિલમાં કેટલું રહ્યા બ્રાઝિલમાં I stay two year two years two years in South Korea so that was your invention this one? Yes, yes. that's my Very thorough. Thorough? તું ખોરી કાઢી જો બહુ વાતો કરી છે પૂર્ણિમાબેન શું એ આપણો બેઝિક છે આમાં લેંગ્વેજ કે કોઈને કરતું નથી કોઈ રીતે નહીં આપણે કેમ છીએ તે ઉલ્લાસ સમજો જો એને આટલું થયું ત્યાં આપણે મળ્યા પણ અહીંયા આવ્યા પહેલા એને બધું અને ટ્રાન્સલેશન કરીને અસીમ જે જે કારો શું કે ત્રણ ગૌચરો એમાં કેટલો આનંદ આવ્યો what is the strength of three mantras નમો રેન અનિયન અરે નમો રેન તાણમ what is the strength in that power Is there power? How, very much? How much? Repeat something. શું કહ્યું દીપકભાઈ શું જોયું બધું ચાલે છે વ્યવસ્થિત છે કોને હવે હવે સંભળાયું દાદાજી હા આપણે છે ને જરા અવાજ ખોખારીને એવું કેવું પડશે મને લાગે પહોંચે તમને પહોંચે છે હમણાં વ્યક્તિ ના ના દાદાજી વાત કરો છો ને ત્યારે okay I I take care જુઓ આ કૃપાને હું પૂછું છું કે ત્રણ મંત્રો છે ને એમાં કઈ પાવર છે તો કે yes there is power how much I cannot describe exactly, but. But do you experience? Yes, I experience. I wake up and I start, Namo Arihantanam, Namo Siddhantam. namo ayayaru namo vasayanu namo loye sabasakuna eso e panch namukaro sauvavapana saro mangalanam pues, chao savesim palemum hawe mangalam Namo Bhagavate vasudea, Om Namo Shivaya. And um, I was brought up, I was born in a Catholic family. Catholic? Yes, mm-hmm. yes. And I studied in Catholic schools. I also studied in LA. My Is it? Yes, in my high school in a boarding school for girls, mm. a Catholic boarding school for girls. Mm. So, um, Dada Bhagavan uh, Singh J. J. Kareho oh. comes all along. Naturally. Yes, naturally, like um, Hail Mary or Queen Mary. yeah, it comes It, it બાકી એમને has, ક્વીન મેરી માટે એમને કરવું નથી પડતું ઓટોમેટિક અંદર રહ્યા કરે છે. એવું આ મંત્ર માટે રહ્યું એમને જુઓ જુઓ કેથોલિકમાં તો બહુ છે ક્વીન મેરી એટલે બહુ બધા yeah. And one of the stories I like the best to translate, it was the moment that Lord Mahadeva, they announced that he's going to be born because 500 years later, the Catholic Church had Jesus Christ mm-hmm. announcement. Yes. And was very much alike. Very alike, yes, yes, yes, yes, yes, So I was very touched and I was very impressed at the moment because when I read the date mm. Lord mm-hmm. Mahariva was born. Is it? Yeah, 500 years before Jesus Christ. Oh, <laughs> what do you mean? So you mean to say you are resurrected? Yes. Resurrected? No, no, no, no. but, but, um, but as pure soul? Yes, now. That is resurrection. Yes. Awakening. What is resurrection? It is not body resurrection. No, it is spirit. that's what. Yeah, that is the most important thing that I always ask them. How come resurrection? It cannot be resurrection. Ah, It has to because otherwise there will not be room for everybody if it is resurrection. So It is reincarnation. Reveal, revealment. Reincarnation. Revealment, reincarnation. Yeah. Reincarnation. Reincarnation. That is reincarnation. આમાં લેંગ્વેજ ક્યાં આ વાંધો પડે કોઈને તો તું આવું કરે છે પછી તું બોલે છે જાણે કેવો ઇંગ્લિશ તો ફર્સ્ટ ક્લાસ બોલી નાખું છું હા રેખા તો શીખવાડી જ નહીં આવે કઈ ગમત કરીએ ચાલો દીપકભાઈ મોટેથી બોલીશ હા ના ના ના બોલો છો બરાબર અમારે કદી સેટિંગ કરવાની જરૂર હતી આનું ને આનું સેટિંગ કરવાનું અચ્છા પેલું રામ અને હનુમાન મહાવીર ને ગૌતમ સ્વામી દાદા અમારા પરમેશ્વર કોણ બોલાવશે તમે છે ને અહીંયા જ્યોતિબેન છે બધા છે જ્યોતિબેન ગયા જ્યોતિબેન બોલાય ફર્સ્ટ અહીં તો બહુ સરસ Take 139, please. Yeah, just- મહાત્માનું કહીએ રિધમિકલી બોલો જ્યારે કે સંજીવ ચાલતો દાદા આ લોકો કેવા જ સંગીત કરે છે દાદા અમારા પરમેશ્વરને દાદા અમારા રામ આપણે બધા એવી રીતે બોલીએ ને તો કોઈનો ઊંચો નીચો અવાજ ના આવે એવી રીતે કરવું જોઈએ હા ચાલો ફરતી દાદા અમારા પરમેશ્વરને દાદા અમારા Nada. Nada. Ratnatrayini. Ratnatrayi means a jewel, three faceted jewel, displaying infinite divine powers, solacing powers of knowing, pure soul knowership, knowing, pure soul visionship, viewing, divine, and took together resulting the pure soul relatively living, relative pure soul wise living. All these three together they come. And therefore it is called Ratnatray. It is like called a wishing gem. You put on hand, you wish, and it presents you whatever you wish. It is like that. And if I have got such a thing, hmm, out of darkness, I got some light. Oh, you see? After that, if I go on asking for bargain, bargain, I, I take here, go there, there. Oh, no, no, no. And in the process of bargaining, then who will be there to take care of me? When I have already, I am my, myself, I am taking care of myself. I got that light. Hmm? That is what they mean. They are very good sentences. This composition of this poem is so good. Hmm? ચાલ હવે ચલાવી લે ના કોઈ અહીંયા જ એટલે શું કહે છે દોડ દોડનો ખુલ્લો આપણે કહીએ છીએ આ તો એક આપણે પદ બોલીએ છીએ કારણ કે આ બધામાંથી આપણે આવ્યા છીએ પસાર થયા છે એટલે આવી રીતે આપણે જવાનું વાતો કરીએ છીએ એકચ્યુઅલી આપણે જ આપણામાં જઈએ છીએ અંદર આ વિજ્ઞાનમાં શું થાય છે આપણાથી આપણે જ આપણા માટે જીવીએ છીએ એવું રામદર્શિલા જગ્યા કરી દે અહીંયા આ બધી જગ્યા થશે આપણે જ આપણી રીતે આપણા માટે જીવી ગયા જીવીએ જીવી જઈએ છીએ એ આવું એટલે દાદા પોતે આપણે આપણી અંદર છે સમજાયું ને એનાથી એવું નથી કહેવા માગતા આપણે કે આ શરીર આપણું છે દાદા છે પણ આપણે સમજાતું જાય છે કે આપણી અંદર દાદાએ આ જ કમાલ કરી છે અને એ ફિઝિકલ બોડીમાં આવ્યા ફિઝિકલ બોડીમાં આવીને નોન ફિઝિકલ આટલો બધો એક્સપિરિયન્સ ને કેટલું બધું આપ્યું આપણને અને કહ્યું કે તમે રહી નહીં શકો એટલે હું તમને રીત આપી દઉં છું કે હું જાતે જ છું એમાં આટલું આનાથી વધારે કેટલું કહે કેટલી શબ્દોમાં કેટલીક વાતો કરે આ હું કહે અને પછી એટલે શબ્દો તો જશે તમે ક્યાં ખોઈ જાઓ છો બને આવું અભાવતાલનું થયું પણ પણ બધા એને છે કોઈ દિવસ થાય નહીં એ વસ્તુ પણ છતાં પોતે પોતાના માટે જીવન જવા માટે આપણે એટલા તો રહીએ જ કે નહીં પોતાના માટે કોઈના પર એનું હપાડું નથી કોઈના પર આપણે એ નથી પોતાના માટે પોતાના માટે જીવે છે બધાના માટે જીવી શકે કે નહીં એટલે બોલો ને જીવી શકે બસ આટલી જ વાત છે આમાં અઘરું શું નડ્યું જ્યોતિ તું જીવી જ રહેલું છે ને મોહનભાઈ જુએ છે ને બધું મિતાબેન જ જોવે છે તમારી જ્યોતિ જીવે છે અમે જોઈએ છે અમે શીખીએ છીએ એની ચાલ ચાલ તમે ધીરજને શીખવાડો છો કે એ તમને શીખવાડો છે બંને એકબીજા શીખ્યા છે ચલ ચાલ આગળ ચાલ રાધા પે અલભ્ય ટોની ગજબ કરી નીના પાંચ આજ્ઞા એટલે શું ખબર છે ને એ જ આપણું દાદા ભગવાનનું સ્વરૂપ અને એ દાદા ભગવાનના ને આપણે આપણે ભજવાના છે અંદર અંદરથી અને સીધું આ વસ્તુ એટલું સમજાય નહીં કે આપણે ભજનાર છીએ ને દાદા ભગવાન છે આપણે જોડે જોડે છે ને એકના એક છીએ એટલું ના સમજણ પડે આપણને નથી બોલો ને બોલો ને દાદા ભગવાન કેટલા આગળ રહ્યા આપણીથી આ વાત છે સમયને માટે દાદા માંગુ છું વરદાન Kumara Sita. हमें अंदर ही बहुत मजा एक थोड़ा समय निकलो किसी बाकी काम करो इतने एफिशिएंसी आ जाती है हुँ? हम्म? कोई भी प्रोफेशन हो हम्म, ये, डॉक्टर अच्छा, पूर्णिमा बाबा को पूछो ना कितना कितना एनी टाइम कॉल आता है for young young ones Young, people. Huh? Older patients. Older kitna? 60 years, 50 years? 60, 70, 80, 90, 100. Oh, 90. Or senior citizen. You feel any burden? ના દાદાજી સાચું કે ના દાદાજી બર્ડન નહીં પણ હવે એ તો <laughs> બધા જ છે મુંબઈ તો કામ કરે જ છોડે છે મજા લોકો નથી અત્યારે મજા છે મજા કરે છે અમારે એક એક મુસ્લિમ ભાઈ મળેલા એનો છોકરો મજા કર્યા કરે અને આ બિચારા એસી વર્ષના ડોહા છોકરાનો છોકરો પાછો અને એના છોકરા હતા બોલો તે બને બહુ વખત થઈ ગયો વીસ પચીસ વીસ પચીસ વર્ષ થઈ ગયા એમાં અને અમારા પરિચયમાં આવેલો છોકરો એનો એ છોકરાનો પપ્પો એટલે પેલા એના દાદા થાય હવે વાતો કર્યા અને એનો ભાઈ હતો મજા કર્યા કર્યા આવું બધું કર્યા અને કરે છે પછી એનું જીવન કાઢવાનું છે કરશે શું આ હોય છોકરો આવું બધું કર્યા કરે અને પછી એ એક વખત એને પૂછ્યું કે અહીંયા બધા તને જરા એવું થયું નથી કે તને આખું જીવન કાઢવાનું છે એના માટે તારી જગાએ પોતે તૈયાર થઈ જા તૈયાર થઈ જઈએ થશે નહીં મેં તમે છીએ મજા કરી લઈએ કે છે અમારે તમારે તમારું અમે તમે તો ગયડા થઈ ગયા ના આમ તેમ એવું કહ્યું એમ પછી એ પોતે પછી ફરતી પ્રસંગ બેસાડે બોલ્યો એને કંઈક તકલીફ આવી પૂછવા ગયો આવું અચ્છા વાંધો આવે આવે કંઈ વાંધો નહીં ચાલ પરંતુ તે મને કહ્યું હતું કે તમને વિતે તો અમે શું કામ અમે એવું અમે તો મજા કરીએ પરંતુ એક દાડો આવશે દીકરા કે મુજ પર વીતી તુજ પર બી આવી ગઈ એ તો આવી ગઈ છોકરા જરાક પેલું સમજે તો શું કે અને થયા જ કરે છે પણ આ વાત કોને કેટલી કામમાં લાગે આ વાત છે બધી એટલે સુરેશજી આપણે ગીતા જે છે ને પાંચ હજાર વર્ષ પહેલા થઈ ગઈ હવે એને આ કર્મ લાવવી હોય એટલે એ અધ્યાયથી ના આવી શકે આપણે સત્સંગમાં જ આવી ગઈ છે પરંતુ જે ગીતાના અધ્યાય સ્વરૂપે લેવા જઈએ ને તો એ આખું બહુ મોટી એક્સરસાઇઝ છે ઘણી મોટી છે કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી છે જે છે ને એમને જાતે એવી ઉચ્ચારેલી હતી અને એમને જાતે લખી નથી કશું કર્યું નથી કોઈ હતું નહીં કંઈ નહીં આ તો પછી પ્રિન્ટ પછી આવ્યું આ તો બહુ પછી આવેલું છે એ તો કેટલા વખત જતા રહે ત્યાર પછીનું છે આ બધું હવે કેમનું આવે મને કહો તમે ગીતાનો મર્મ આપના હૃદયમાં ના હું શું કહેવા માંગુ છું હું કહેવા શું માંગુ છું કે ગીતાનું મનમાં બીજું કશું નથી અમે હંમેશા કહેતા આવ્યા છે ગીતા એ જ્ઞાની પુરુષની ચેતન વાણી છે અને આપણે બધા જ્ઞાનીઓ છીએ કોઈ આપણે કંઈ એવો કોઈ દાવો કંઈ એવું વિચારવું નથી શકે ભાઈ હું જ્ઞાની છું પણ દરેકને પોતાનો અનુભવ તો થાય છે જ ને આજે દરેકને થાય છે દરેકને થવાનો કોઈનો કોઈ સ્વાદ આવ્યો કે રહે જ નહીં ચેતન વાણી છે ચેતનવાળી કઈ તો કે વાણી નીકળે છે તે નીકળે છે ત્યાંથી જે નીકળે છે એટલે સાંભળે છે તે સાંભળે છે અને હું એને બહુ સારી રીતે જોઉં છું જાણું છું એ જો તો પછી વાણી ચેતન વાણી બની જાય છે કારણ કે શબ્દો આવે છે તે બોલવાથી નથી આવતા પણ આપણે અનુભવ જ્ઞાનમાં થઈ જવોડી અને પછી બહાર આવે છે આ વાત છે આપણે બધાને આવું છે જોજો એકબીજા અંદર આપણે સત્સંગ કરીને કોઈ સમજવા કોશિશ કરીએ ને બધાને થાય ખ્યાલ આવે ને એટલે ચેતન વાણી છે અને તે કૃષ્ણ ભગવાનની વાણી પણ એ જ અર્થમાં છે મહેન્દ્રભાઈ આ ખુરશી છે ત્યાં કરજો તે પાછળ રહી અચ્છા ઓકે એટલે કૃષ્ણ ભગવાન પોતે પણ એવી જ હતું પણ હવે પછી રિંગ થઈ ગયું આવું થયું એટલે આ બધું છે ને જે રીતે ગીતામાં વર્ણન થયું છે અર્જુનને સમજાવવા માટે એ સમય જુદો આ જુદું સંજોગ જુદા બધું જ જુદું આખું પાંચ ફેડરલ કોઝિસ પણ બહુ બધા જ ચેન્જ આખા ફેરફાર પડી ખ્યાલ આવે ને અને આ બધા બેઠા છે ને આપણે બધા દ્રષ્ટિ સાથે તે એ વાત તો હવે ત્રણ ગુણોની વાત કરવા જશે ક્યાં પોતે ગોટાળો કરી દે કન્ફ્યુઝન કરે ખ્યાલ આવે ને એટલે આપણે તો હાથ પોટલા તરતા મૂકી દીધા હવે સ્ટીમર તારે ડૂબવું ડૂબજે ને રહેવું જ રહેજે અમારી અમે અમારી ઈચ્છા નથી તો ડૂબી જવું પણ તારી જે મરજી આમ કરજે જા નામ નામની માયા મન વચન ને કાયા ચાર પોટલા થયા નામને નામની માયા કેટલું નાનું પોટલું નામ નાનું એ બધા પાછા એનું વિશ્લેષણ મન વાણીને કાયા એ લખું શરીર પછી કર્મની આખી જાત આવી ગઈ ભાવ કર્મ દ્રવ્ય કર્મ દો કર્મ બધી જાત આવી ગઈ એમાં કોઈ બાકી ના રહ્યું પછી તો વિસ્તાર કરવો પડે છે એનો વિસ્તાર કરીને સમજાવવું જ પડે છે એક્ઝેક્ટ આ છે કારણ કે દાગીનામાં એક જ ધાતુ નથી બીજી કેટલું મિશ્રણ થાય ત્યાં તો સારો દાગીનો બને નહીં તો બની શકે જ નહીં હમ ત્યાં મનુષ્યમાં આ તત્વો બધા છે એનાથી છે છ છ તત્વો બીજા પોતે છે ભગવાન છે અને બીજા પાંચ તત્વો છે બધા આખા અને પૂતગલની કરામત કેવી છે કેટલો મોટો ડ્રામા આખી લાઈફનો કે નાનો સુનો ડ્રામા છે કેટલો મોટો ડ્રામા આ સાહેબ ગાય છે તો ખરા મન કી ફિલ્મ કા એન્ડ કો એન્ડ કો મોક્ષ હી કે છે આખી જિંદગી મોક્ષ ચાલ્યા કરે છે એટલે આ તો આપણો વિડીયો ઉતારે આપણે વિડીયો આપણે ઉતારેલો આપણે જોવો પડે બીજો ઉતારણ આપણે જોઈએ બીજા જોઈએ કઈ જાતની વાત અને આપણે પર અસર બધા હા તો આપણો જ વિડીયો જોયા કરીએ દિલાતે મજ્જા થઈ see in the past we are already videoed and we came here to observe our own video for our own self for our own good that કૃપા ઇઝ કૃપા is playing out A pre-recorded. Vinod હા Pre-recorded tape. Oh, yeah, yeah, yeah. જો કેવું બોલે છે ફિર again Pre-recorded tape. Tape I mean, tape tape tape. I speak very this is tape tape can speak No, because we but are tape working. Can tape can say that I am speaking tape can say No, no, no. No this is આટલું આ તો નાના શબ્દોમાં દાદાએ કેટલી ગંભીર વાત કરી દીધી જે શબ્દ પર તો આખી દુનિયા છે આખી whole world very world is existent on W O R D had there not been W O R D there, there is no word at all. No word, find out. You think out, આપ ખુદકે લીએ વિચારો સોચો તમે શબ્દ ના હોય શું બધા કહે તો બહુ શાંતિ કહે થઈ ગઈ હા so for us it is a trap. It's a phasing out. Play, get played out. શું છે બધી વાતો કરો આપણે ચાલો ચાલો કમન કમન આ જ્યોતિને મેં જોઈ એટી એટમાં પહેલી પેલી મને લઈ ગયેલી એમને કોરોનામાં કોરોના કઈ ગયો તો પહેલું મેં જોઈ લીધું ને નાસ્તો આપ્યો આમ તેમ બધું ચાલ્યું નજર ગઈ આ જવું ગઈ થ્રુ એન્ડ થ્રુ મેં જોઈ લીધી આ મોહનભાઈ બહુ મજાનો આત્મા છે શું બહુ ક્લિયર આત્મા એવું મારા મગનભાઈની દીકરી ચોરીમાં બેઠેલી લગ્નમાં અમે બા ગયા સિંગોદમાં અને જોતું ચાલે કરે લગ્ન બધું અને જે નજર પડી મેં જોઈ મેં ચોરીમાં લગ્નમાં બેઠેલી અને એનામાં વિતરાગતા દેખાય મજાની બહુ મજા એટલે એટલી ટ્રાન્સફર બહુ મજાની આ બે તો મારા ખાસ અનુભવ થયેલા ચાલો બોલો વાતો તો કરો કઈ કરે ભાઈ કાઢો ને કઈ ગપ્પા ફેંકો ફેંકી રાખો ને થોડું કોણ બોલ ને પણ તમે હમણાં એકાદ બે દિવસ પહેલા જ કીધું કે નાની પુરુષ મારો આત્મા છે હા હા એટલે શું છે ભાઈ રાજેશ કે જ્ઞાની પુરુષને જે બોડીથી આપણે જોઈએ છીએ આપણે બધા જેવું બધું ફંક્શન છે બધા એમના પરંતુ એ જે લીવઆઉટ કરે થાય છે ને એ બોડીલી લેવઆઉટ નથી થતા એવું કેમ સમજાશે તમને બધું જો નાસ્તા કરે પાણી બધું ક્રિયાઓ કેમ સમજાશે સમજાય છે એ એમનું જીવન ચેતન ચૈતન્યમય છે પરંતુ એ ચૈતન્યમય એટલે મૂળ ચેતન નહીં પરંતુ અનુભવ પ્રમાણવાળું કેવું એટલે શરીર છે અને પૂળે જોડે જોડે જોડે જોડે છે લોટસ છે વોટર છે બધું જ છે છતાંય બે નોખા નોખા જોડે જોડે એકબીજા કોઈ ઇન્ટરફિયર કરે છે હા આવું છે બધું તમે એમની જોડે રહો જો પરિચય કરો તો તમને સમજાય પણ એ તમારે શું સમજવું છે તમને તમને સમજવા છે જ્ઞાનીને સમજવા છે છે એટલે આપણે આપણાથી ટેવેલા છીએ ને અને એમ કરીને અમે જોવા જઈએ છીએ મુશ્કેલી આ થઈ જાય છે જ્યાંથી તે લાયા બધું કરી હોય ગોળખ્યું કોઈ તૈયાર થઈ બીજાના જોઈ હા ભાઈ વાંચી થયું સમજાય છે એટલે દાદાએ કહ્યું આ જગતમાં કે જીવન ચરિત્રો છે કોઈના ગુણો છે કોઈનું હોય છે એટલે એને આપણે જોઈને આપણે એ પ્રમાણે લઈએ એવું નથી આ જગતમાં આજના ટાઈમમાં એક પણ એવું નથી જેને તમે અનુકરણ કરી શકો ભટકી જશો ભટકી જશો એક્સેપ્શન તો કહીથી હોય એક વિરલ પુરુષ એક કોક હોય સમજાય છે અસલનું જ નકલ કરાય નકલની નકલ ના કરાય એવું દાદાના શબ્દો છે સાંભળ્યા છે તે નક્કું આખું નકલી માલ ખોરી લાય જાય અસલી અસલી મહાત્માઓ કરા બધા જે કહીએ એ આપણું હોય સમજા અને જે આ તમારા જેવા જૈનજીને બિઝનેસ આ તે બધા નીકળીને બધા હજુ છે ફરે છે જુઓ ને હમ નથી તો પૂછતો ખરો મંદરબાને કે ચીસ્તો કરી લે લે પૂછ કે મંદરબા તમારી જોડે કોઈ કેમ દર હો છો તમે પૂછને ના હસવા હસવા જેવું છે સાચું કોને આવે એટલે બધા શરમથી કહો હારું લગાડવા ઓપરેશન કરશે દાદા સેડેશન મારતા તો હોઠ ફફડે અને એ ઊંઘતા હોય સાહેબ આમ દઈ દે મોટા ડોક્ટર સાહેબ કેટલું સિડેટિવ પાછું અને રેસિક્સ પર જો બે ભેગા કરી દે હે ડૉક્ટરો ડૉક્ટર બ્યુલર એક્સપિરિયન્સ્ડ ડૉક્ટર જે કયો પેલો સ્કી કયો શાર્લોટ ને પેલો જેસસ્કી અસિસ્ટન્ટ પેલા ખુશ થઈ ગયા તમને ડૉક્ટર બ્યુલર કહ્યું ને મારું પેલું ઇન્ફેક્શન થયેલું ને અમે કે તમે એક બે ત્રણ દિવસ આવી જજો I will to open out અને લેટ ઇટ હીલ નેચરલી અહીંયા અહીંયા આગળ પેલું અહીંની નસ લીધી હતી નાખી તો જે ગયા બીજી બીજી કે ત્રીજી વખત પહેલું વખતે તો ગયા કે તમને લોકલ તરફ કરી દઉં ઇન્જેક્શન આપું તો કે નો નથી કેન કેરી ઓન એટલે કર્યું રિસ્ટર એને પછી બીજે બીજે દિવસે કર્યું બીજે દિવસ શું કર્યું I would like to steal his uh, calm, stillness and calmness. Ah. Oh. I would like to steal your stillness and calmness. અને એ બોલ્યા તો કોઈ જે વાત નહીં કરે એની ઓફિસમાં અંદર ત્યાં જઈએ ને એ લોકોને એટેચ હોય ને પેલી ત્યાં વાત ના કરે ડૉક્ટર બુલર એ જમાના બહુ અત્યારે તો કેટલી ઉંમર થઈ એની એ મસ્ટ બી એટી ઓર તે વખતે સિક્સટી એટ હતા <laughs> એટલે આ વસ્તુ છે હમ दादाजी एक पूछो कौन आशा आशा आ, हाँ, वो पूछो पूछो ये ये कामनेस और स्टिलनेस जो आप में है वो हम हम लोगों को पास ऑन कर दीजिए ना प्लीज <laughs> मैं क्या कर रहा हूँ क्या कर रहा हूँ क्यों बैठा हूँ मैं अब तो हल्का चलता शरीर दिखाई पड़ता है बोलता शरीर दिखाई पड़ता है <laughs> राजेश यू अंडरस्टैंड और नो नो તારી મીતા બહુ સારી સમજી ગઈ તને કહ્યું હતું ને કે ઇમ્પાર્શિયલ થિંકરની વાત કરી હતી હજુ કોઈ ખ્યાલ આવે છે થોડું હા શું કહ્યું કે You have to be impartial to your own self. Yes. That's true. It took, કહ્યું તો કઈ નહીં yes, it took me a little while to understand, but I did understand it. પણ today Today I understand that. Uh, I do. I do. Are you living? trying. that uh, try is not the purusha. It is. Purusha. Try related language વિશે બટ છે જ તો હવે ઇમ્પાર્શિયલ થતો જાય છે ને તો છોકરો કેટલો ડાયો થઈ ગયો હવે કે શું કરશે શું કરે હવે જો કેવો થયો હે હમ મિતા કે મિતા આવી છે કઈ ગઈ દાદા બોલો મીઠા ડાયો થઈ ગયો છે સાચું કહેજો આપણે કઈ કોઈ શરમ શું આપવાની એ તો હું જ જાણું કે બોલો સાહેબ જ્ઞાન જ્ઞાન જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે હાજી એ જ ખરો જ્ઞાની છે અને જો તું આ સમજી જાય તો તું પણ જા એકદમ જ્ઞાની છે બરોબર છે હંડ્રેડ પર્સન્ટ કરેક્ટ છે અને આ શ્રીમદના બહુ સુંદર વચનો છે જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં કળો કળો શબ્દ બહુ મોટો છે કળો કળો એટલે તમે ઢૂંઢો છો તો એમના દિલમાં ઢૂંઢો એમના દિલને જેટલું જેટલું જેમ જેમ જેટલું સમજાતું જતું જશે તેમ તેમ જ્ઞાન શું છે તે સમજાશે તમારી જ અંદર પડ્યું છે ભર્યું પડ્યું સમજાયું ને પણ આપણે શરીરથી ટેવાયેલા છે મુશ્કેલી આ થઈ ગઈ છે બધી દાદા દિલમાં કેવી રીતે ઢૂંઢે તમારા દિલમાં કેવી રીતે ઢૂંઢવાની રીત બતાવો વહી મેં પૂછ રહી હતી मैंने आशा को नहीं पहचाना पहचान तो तू खुद अपनों को जानती नहीं जानती हाँ अभी अभी बोल रही मैं पहले तो ऐसे ऐसे अभी हो गए ये चार पांच दिन का सत्संग हो गया ना अभी लघु लघु नावल में मजा आएगी आपको हमने विजय भाई को बताया है कि सत्संग करते रहो वो श्रीनिवासन पूछा हमने इज वेदांत का एक्सपर्ट है वो तो? और रिटायर्ड आर्मी जनरल है वो हम्म। श्रीनिवासन तो दो तो जर्नल है वो लोग हम तीन चार दफे आ गए लेकिन ओनली दिस टाइम जो फाइव और six days whatever be got एक बिल्कुल क्या करूँ मैं समझ गया कि भगवान की बहुत कृपा है क्या क्या बहुत टॉलरेंशियल रेन डालता है डिवाइन हाँ? डिवाइन आपको अनुभव नहीं हुआ हुआ हुआ जरूर हुआ लेकिन और चाहिए उसमें है। मुझे ऐसा नहीं कि मेरा है मुझे क्यों तो, जो मेरा है तो उसमें मुझे मेरा कहने की जरूर क्या है होने की भी क्यों जरूर है हीरो के हीरा है वो उसको होना है कि मैं हीरा हूं समझ जा नहीं गुलाब बोलकर तो कुछ ऐसा ही है अपना ये सच्चिदानंद क्या जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ એટલે we reside to our own self જય સચ્ચિદાનંદ યુ રિસાઇડ ટુ આશા યોર ઓન સેલ્ફ જય સચ્ચિદાનંદ બી વિક્ટરી ટુ યોર સચ્ચિદાનંદ state be say relatively to our real सच्चिदानंद डू अंडरस्टैंड यस ऐसा करो जब साथ में होते हो तो एक दूसरे से बात करनी पड़ेगी अकेले हो तो थोड़ा प्रैक्टिस डालो विनोद नहीं समझे करनी होते ना ये प्रैक्टिस तो हम जन्म जन्मांतर जन्म से आएंगे सबको ये है फिजिकल की तो तो उसमें से थोड़ा सामने का फोर्स तो निकालना पड़ेगा ना ये जरूर है શું કહ્યું પછી ના દાદા આપ જ્યારે ઘણી વાર કહો છો કે હું જાઉં છું પણ તમારી સાથે છું એ વાક્ય અ, પર પરમ દિવસે રાતના મગજ ચડી ગયો કે દાદા ખોટું તો ના બોલે તો એ શું કહેવા માંગે છે કંઈક અનુભવમાં આવી શકે ખરું કે નહીં એટલે એ મેં મેં કીધું કે આ જ્યારે ખુલ્લી આંખ રાખું છું ત્યારે દાદા દેખાય છે અને જ્યારે બંધ કરું છું ત્યારે શું દેખાય છે એના પર મેં ધ્યાન કર્યું તો પછી દાદા દેખાવાના અંદર પણ શરૂ થયા એવું છે આ રિલેટિવ અને રિયલનો વન્ડરફુલ સાયન્સ છે પર ટોટલ એબ્સોલ્યુટ સાયન્સ આખું આ આટલા બે શબ્દોથી દાદાએ કમાલ કરી છે ફાઇલ શબ્દથી કમાલ કરી છે હમ હિસાબ શબ્દથી કમાલ કરી છે એક એક શબ્દ તમે જોશો હિસાબ શબ્દ એના માટે આપણે એટલે કોરથી અંદરથી આપણે પોતે ઉતરી આપણા પાસે વ્યવહાર તો વ્યવહાર છે જ આમ રહ્યા જ કરવાનો પણ જ્યારે કંઈક ફુરસદ હોય તો અમતા જઈને અંદર અને પછી તમને શું થશે જો પ્રેક્ટિસ પડશે ને બરોબરની પછી હાલતા ચાલતા એ અંદર ચાલશે ને બહારનું કામ ચાલ્યા કરશે જોજો કેટલા લોકોના અનુભવ છે કેટલા લોકોના અનુભવ છે આ તો મહાત્માઓના સમજાયું ને આને જ નિર્વિકલ્પ સમાધિ કહી निर्विकल्प समाधि योगी लोग उसकी बाधा रखे नहीं हो सके નિર્વિકલ્પ સમાધિ એટલે હાલતા ચાલતા ફરતા કામ કરતા બધામાં રહ્યા કરે પણ તમને સમજાતું નથી એ એક્ઝેક્ટ જેનું વાક્ય આવતું નથી તે સ્વાદમાં થોડી પ્રેક્ટિસ માગે છે ભાઈ તમારો ફુરસદનો થોડો સમય લઈ અને એના માટે તમે તમારી સાથે રહી શકો રહી જીવી જાઓ તમે રિલેટિવ તમારા રિલેટ સાથે તમે જીવી જાઓ જીવવાનો ભાગ બેની વચ્ચેનો છે બિટવીન રિલેટિવ અને રિયલ એ એ જીવવાનો ખરો ભાગ છે તેના આગળ અનુભવ રહેલો છે અનુભવમાં રહેલો છે એટલે બોડીનું ફંક્શન છે એ અનુભવમાં જબરીને આવે છે બહાર આખું સમજાય છે થોડું ઘણું આ બધા હોય છે પણ તમે હજુ તો ડિગ્રી અંશમાં થોડું ગ્રેજ્યુએટ થાય છે ને એટલે ખ્યાલ નથી રહેતો બાકી સ્વાદ તો બધાને થયા છે અનુભવ થયેલો જ છે દરેકને બધાને થયેલો છે એ અનુભવ આપણે બહાર લાવવાનો એટલે રજનીભાઈએ પહેલો પ્રયોગ કર્યો કે દાદા તો બહુ કહેતા હતા એટલે અનુભવ તમારે લાવો કાઢો લખો બધા અક્રમ વિજ્ઞાનમાં આપો સ્મોલ બોક્સીસ આપો બધું જ કરો પણ હજુ આટલા વર્ષો થયા હતા તો એ ગયા પછી એ ગયા શું કરીએ કાંતિયાનંદ સ્વામીજી આપણે આપણે વાય આ સ્ટિન્જી લેટિંગ અવર અનુભવ આઉટ વી આર સ્ટિન્જી પરમેશ તો વાય ડોન્ટ યુ ગીવ આપને લખી નાખને I'll send it to Ranjibai. હા રજનીપ હા બધું રજનીપ ઇઝ કરેક્ટલી એવરીબડીઝ અનુભવ part one book has come out and it it was a so many have acclaimed it कितना लोगों ने एक्लेम કર્યું એને part two he is I think bringing part three Dadaji second આવી ગયો હા સેકન્ડ વન ને ટુ સાથે હતો ઓ combine so part three is now coming out બધા મોકલો સમજાય મૂકો ને જે હોય ને નાનું મૂકો બધું વાંધો નથી Gujarati English Hindi just you send that's it હવે અત્યારે તો પાછું વિચાર કરશે અમે આમ કહ્યું હા ક્યાં at me Because Dadaji, he has promised to give me one, he hasn't given me, that's why. <laughs> દાદાજી તમે કીધું કે રિયલ ને રિલેટિવ વચ્ચે જ ઇન્ટરિમ ગવર્નમેન્ટ આપણે ઇન્ટરિમમાં જીવન જીવવાનું છે જીવવાનું છે નહીં જીવો છો જીવો છો તો દાદા એમાં થોડુંક સમજ આપણને લે સમજ અંજોળ અંજોળ શું જીવું કોણ જીવે છે નરેશ નરેશ જીવે છે પછી તો ગાળા કાઢે ને પછી એ જગ્યા કઈ જાતનો આટલો મોટો તો શીખતો જ નથી પણ કે નહીં તમને મોડી જ ના કહેવાય નથી કારણ કે બહેનો તો બિચારી બહુ શરમ હોય છે <laughs> એ બધારી વચ્ચે નથી કેતા બસ આપણી પોતાની ઉઘાડી કિતાબ થતી હોય એમાં બીજું શું શરમ આવે કઈ વાત છે ના ના પછી શું તો તમને થોડું વજન વધી થોડા કિલો વધ્યા સાહેબ પાંચ કિલો તો કશું ના જાય પંદર કિલો વધે અમુક સંભાળનારા બધા આહાર દાદા જયેશ પાસ આઉટ થઈ ગયો ને પછી હું કેડનપુર ગઈ હતી આપણો સત્સંગ હતો તો મને એટલું બધું રડવું આવે એટલું બધું રડવું આવે પછી તમારી સામે જોયું ને એટલે પછી એકદમ અંદરથી વિચાર્યો કે સ્થિર પુરુષ જોડે આટલું બધું રહીને સ્થિર નથી થવાતું સ્થિર થઈ જાય ત્યાર પછી હું એટલી સ્ટેબલ થઈ ગઈ કે મને હલાવે નહીં હવે યાદ આવે પણ હલાવે નહીં એમને મોટા દીકરો અમારો અમને બહુ જ એટેચમેન્ટ જબરજસ્ત એનો સન છે તે નહીં એટલું પણ જ્યારે નાઇન્ટી સેવનમાં અત્યારે અહીંયા કોણ છે ખબર નથી શૈલેષ વકીલ જાણે છે અહીંયા અમે અહીંયા હતા યુ નો અને તમે મને કહ્યું કે આ તમને જરાક ડાયાબિટીસ મને પેલી ગોળીઓ આપીને ટેગામેન ને ફલાણું દીકરું સિલેક્ટ રેગલાન આપે હે તો એકદમ મને મને ફોન આવ્યો મારા કાકા વ્યવહારમાં થાય ફાધરના કઝિન બ્રધર તો ઘણું જયેશ આઈસીયુમાં જાય હે મને કહ્યું કે એમનો હક હતો હું જાણું કે મારા કાકા એવા છે જો ભૂલે ચૂકે તો ઇમિડિયેટલી જે ફ્લાઇટમાં દોડી આવો આવું કહ્યું અમે કોઈ નાખું ને તમારો કાકો મને પછી ચગાવશે બરોબર એમાં નહીં બહુ મજાના પણ આવી પરિસ્થિતિ હોય તો કોઈ પણ ખરે તો એટલે તરત જ કહ્યું આ કહ્યું ફોન કર્યો ઇમિજિએટલી એટલી બીજી ટિકિટ મળી ગઈ અમારે ત્યાં અને અહીંથી ફ્લાઇટ લઈને દોડ્યા દોડ્યા અને આ સાહેબ આયા જોડે બધા અહીંયા આવ્યું સમજાયું ને તો સીધા પછી અમને ત્યાંથી નીકળી ગયા હવાર પહોંચી ગયા અને પહોંચીને જોઈએ છીએ તરત અત્યારે સાહેબ હતા અમારી આખી રાતની વિધિ થઈ એના માટે પણ ત્યાર પછી ઓગણીસ દિવસે એને કંઈક થયું હાલ્યો ચાલ્યો થોડો પણ હું ગયો ને તે બીજે દિવસ હું ગયો તો એને ભાન આમ આંખો ના ખુલી પણ મેં હાથ એના હાથમાં હાથ મૂક્યો ને જેટલી ચાલી લીધો એટલે અમે સમજી ગયા પકડી લીધો સમજી ગયા ચાલો ગયા અને એટલા બધા દિવસ ત્યાર પછી એ થયું કે બધા મહાત્માઓ આવે બધા જ મહાત્માઓ આપતો પુત્રો આવે અને ડૉક્ટર શૈલેષ જે ડૉક્ટર છે એટલે આ કરીને જોયો મને પછી એક વાર પ્રસંગ બોલ્યા કે દાદાની વિતરાગતા ને એમના દીકરો આ સ્થિતિમાં તો થ્રુઆઉટ હતા પણ વિતરાગતામાં ધર્રા પર નોટિસ શેડ પર ફેર પડી ગયો જોઈ એમને વિતરાગતા આખી એમને પૂછજો એ જ કહેશે બને પણ આજે એમને એક એમને શેખ ને કીધું જાણે સેમ વસ્તુ અમે જયેશભાઈ પાસ આઉટ થયા ત્યારે અને આ બસ અમારા મિતાબેન ના મોહનભાઈ તે વખતે છે ને દાદાજી જે પરમાત્માની વિતરાગતા જોવા મળી હોય મને તો તે વખતે દાદાજીની વિતરાગતા અરે અમને તો અહો અહો થઈ જશે એ વિતરાગતા કોઈ દિવસે જોઈ નહીં શકાય એવી વિતરાગતા જોવાની મળી અમને રિલેશન્સ આર રિલેશન્સ સંબંધોની દુનિયા કઈ ખોટી છે જ નહીં જો એને સંબંધોની દુનિયાને સંબંધો સ્વરૂપે જોઈએ અને જાણીએ અને સમજીએ તો જોઈ જોઈએ સંબંધોની દુનિયા આપણે દાદા મારા નરદા પકડે એમ સંબંધ કેવી રીતે પકડવો જે પકડાય એવા નથી પકડવા જઈએ છીએ આપણે અને એ તમારા હાથમાં આપી દીધું પાછું તમારા હાથમાં આપેલું છે ખ્યાલ આવે એટલે આ સંબંધોની દુનિયા અને એ જ આજ્ઞાધર્મ છે આપણું આજ્ઞાધર્મ શું કે છે કે ભાઈ રિલેટિવ પોઈન્ટ ટુ કનુભાઈ છું અને હવે હું તું કનુભાઈ હતો એ ચોપડો તારો ખલાસ થઈ ગયો બંધ થઈ ગયો હવે તારો શુદ્ધાત્માનો ચોપડો ખુલ્યો પણ તા કનુભાઈ દુકાન ખાલી કેમ ના કાઢું અમને શરૂઆતમાં બહુ શોર્ટમાં કહ્યું હતું સાહેબ પછી બીજા પૂછ્યું તમને ખબર છે ને કાલ સમજાવ્યું હતું શું દાદા પણ શું એટલું બધું પડી ગયું શું થાય અને બધાના અનુભવ છે દરેકના અનુભવ છે ઉપશમ એટલું થઈ જાય છે એટલે બીજા આપણે થતું નથી કે આપણે શું મળ્યું ને શું સ્વાદ આવ્યો નતું તમે તો હું પુરુષાર્થ કરી બહુ એ છે પછી દાદા કાગળ લઈને નહીં તો કોઈ દાડો એમને પેન લીધી નથી કાગળ લઈ ફટ દઈને ટૂંકામાં લખી દાદા ગયા એમના સંસ્કાર થયા અમે કહ્યું બધા ભેગા હતા કેલનપુરી ભાઈ બચુભાઈ હતા સુરેન્દ્રભાઈનું નામ દાદા બ્રધર અમે કહ્યું કે હા સંસ્કાર તો કુટુંબના કોઈક અંદર તો કોઈ તો બચુભાઈ કહ્યું તમે તમારા દાદા થાય તમે સંસ્કાર ના તમે પાંચ ભાઈઓનો જગ છે કે છે પાંચ ભાઈઓનો હક છે તમે જોડે પછી પાંચે ભાઈઓને લઈ સંસ્કાર કરાયા આ લોકો જે કર્યું હશે તે ખ્યાલ આવ્યો અને ફૂલ આવીએ કે આપણે ત્યાં પધરાવાના તે પછી એની જે ત્રીજે ચોથે દિવસે નારાયણભાઈ જય સચિદાનંદ એ ફૂલા અમારા જગદીશભાઈને કહું એમનો મોસાળનો લે આવો કે બધું ભેગા કરી દે ફૂલા લઈને ચાલ જગદીશભાઈજી આવીએ તે મહાત્મા બે પાંચ હતા અને પેલું એ લઈ ગયા ટેમ્પો ચાણોદ ત્રિવેણી સંગમ છે ને ત્યાં બધા ત્યાં બધું ઉતરાયા ડૂબકીઓ મારી બધું કઈ બીજ નીકળીને આવ્યા બ્રાહ્મણો જમાડ્યા ઘરે આવ્યા કનુભાઈ નયા ધોયા અને તરત થયું દાદા ગયા છે કેવી રીતે જાય દાદા પરંતુ એ તો છેલ્લા શ્વાસમાં જમા થઈ ગયેલું છેલ્લા પાંચ વર્ષમાં તો જશે જશે એક કોડાકની ડાયરી હતી દાદાને મળેલી તે આપણા એક મહાત્મા લઈ ગયેલા એ બ્રાહ્મણભાઈ એમને પ્રિન્સેસ સ્ટ્રીટમાં સ્ટુડિયો આખો અને બર્ડ આવ્યુંના મોટા આખા મોટા મોટા પ્લાન્ટોના બધા ફોટા કરે ખબર છે દરેકમાં ઓફિસમાં મૂકેલા હોય ફોટા ફૂલ પ્લાન્ટ આખા ફોર એક્ઝામ્પલ નોસેલ એવા મોટા મોટા એ એમનું સ્પેશિયાલિટી હતી પણ એને કહ્યું દાદા તમે આવજો આપણે દાદાના ફોટો અમુક ફોટો છે ને એમના ફોટો પોર્ટ્રેટ ટાઈપના એમના પાડેલા છે ત્યાં ગયા અને એને કોડાકનું એને તો બધો સ્ટુડિયો હતો એટલે કોડાકની ડાયરી આપી એ દિવસ વખતની દાદા એ કહ્યું એટલે અમારે મને મારી પાસે પછી પડી રહીએ તો મારી પાસે બહુ સરસ ડાયરી હતી ખોરાકની તેમાં જો વપરાતી નથી પછી એમ જેમ પડી હતી તમારે તરત લઈ પાછળ કંઈક ચાર લાઈન લખાઈ ગઈ ચાર કઈ લખાઈ દાદા નથી પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે આજથી જેને દાદા જોવા હોય સમજવા હોય અનુભવવા હોય તો આ પૂતગલ છે અને એ પૂતગલથી બધાને સમજાશે અને એમાં પૂતગલની પ્રકૃતિનો છાંય પણ નહીં હોય છાયા પણ નહીં હોય મારી વાત સમજણ પડે છે આ સાહેબ વાંચી બાકી ડાયરી જ ઉઠાઈ ગઈ મારી કે ડાયરીમાં ખાલી એક આ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી સાહેબે સાહેબ આપણે છે શું પણ આમાં છીએ આપણે હે મોટા ચક્રવર્તી રાજાઓને રાજા એમને શું છે આપણે દાદાજી આજે હીરાની પરખ નથી એટલે હીરા હીરો પોતે બોલે ને તો જ કઈ કામમાં આવે એવું કરવાનું આપણે સમજવું પડે આપણે બધા હીરાઓ છીએ <laughs> પાક્કા છીએ પાક્કા હિરાન કેમ બોલવું પડે અને બોલે તો કેવું એકબીજાના એના સ્પંદનો કેટલા બધા કેટલા આવે બધા સમજાય એટલે અમારા તો ક્યાં અનુભવનો આ બધા પેસિફિક ઓશનનું કંઈ નથી ફંડ બધા ભેગા કરો તમે એનો છેડો જ ના આવે મહેન્દ્રભાઈ છેડો નહીં આવે પણ થોડો સમય કાઢીને આવો મારી જોડે વાતો કરીએ ખૂબ ખૂબ આપણે તો મેડિસિનની વાતો કરીએ ચાલો પૂર્ણિમા જોડે બહુ કરી છે આ વિનોદ જોડે કેટલી બધી કરી છે ત્યાં ઓકરીજમાં કેટલા ડૉક્ટરો મળ્યા હે નાસાનો સાયન્ટિસ્ટ બોલ્યો સ્ટુઅર્ટ કે શું નામ હતું સ્ટુઅર્ટ તે કેટલા વર્ષો થઈ ગયા એને રાધે લઈને આવેલા અને ઓકરીજમાં સત્સંગ ચાલે તારે એને પ્રોજેક્ટ આસાનો કયોટિક કયોટિક chaotic બધું ડિસ્ટર્બ દેખાય છે તે વખતની વાત કરું છું એ લોકોનો પ્રોજેક્ટ ચાલતો હતો ને યુ વોઝ ઓફ ધેટ અને પછી એને કહ્યું વાતો ચાલુ થઈ પછી અમે પૂછીએ જવાબ આપે ચાલ્યા કર્યું અને by chaotic this project you mean you NASA really believes that uh, nature is chaotic okay no not that way we are researching out that what appears chaotic is not chaotic it is a chaotic order definitely in the eyes of the world ordinary man but actually in the scheme of mother nature it is not so એ ચાલતો હતો પ્રોજેક્ટ ચાલતો હતો પછી અમારે ધીમે નીકળ્યું કે પછી જો શું છે આ કેવટી કેવી રીતે શું કેમનું બધી વાતો કલાક દોઢેક કલાક સત્સંગ ચાલ્યો અને પછી આ સિક્સ સીટરની વાતો બધી ડિટેલ્સથી આખી કરી અને હ્યુમન લાઈફ શું છે હ્યુમન લિવિંગ શું છે અને કેવોટી નેચરલી દેખાય છે એમાં શું છે એની પાછળ સુધી રૂટકોઝમાં શું છે આખું એવું ઘણી વાતો થઈ અમારે પણ પછી લાસ્ટ કોન્ફરન્સથી ત્યારે આવ્યા હતા હી વોઝ એજેડ પછી તો પાસ ડવે પાસ ડવે આપણે કોન્ફરન્સ કરી હતી ને મોટી ફર્સ્ટ પાંચ એક વર્ષ ચાર પાંચ વર્ષ ચાલી પાંચ બેટરી કેટલી ખુશ થઈ ગઈ એ એસ્ટ્રોલોજી છે આખા વેદાંતમાં છે બધું વેદાંત ઉપર બધું બેઝ કરેલું છે એ આજે છે બહુ ખુશ થઈ ગઈ હતી અને આપણા સ્ટીલ વોટરના બધા પીએચડીઓ બધા કેટલા આપણા પુત્ર જાય છે ને સિદ્ધાર્થ કાંક કેટલા બધા એ કયા વાત એટલે કઈ આટલું બધું આ તો જે ઓછામાં ઓછું ભણ્યા એને બહુ સારું ફિટ થઈ જાય એવું છે સાચું પૂછ્યું હતું સાચું પૂછ્યું હતું ઇઝી ફિટ થઈ જશે દાદાજી પ્રભુભાઈ કોણ દાદાજી આ તું જ્યારે એક્ઝેક્ટ અવ્યવસ્થિત ને વ્યવસ્થિત સમજશે તે ત્યારે ત્યારે મુક્તિનો અનુભવ અનુભવ આ જરા એવું છે ને આપણે જે જીવ જીવીને બધું આપણું જીવન ગયું છે એ બધું જોઈ કરીને આપણે એમ અમે આવ્યા છીએ પછી આજે આ છે વાત વાતમાં નીકળે કાઢો આટલું તો આજે તો નાઇન્ટી નાઇન્ટી ટુ થઈ ગયું આજે આ જ વાતની પછી તમારે તે દાદા એક વખત આવી વાત ચાલતી હતી ઇન્ડિયામાં મામાની ઉપર મસ્ત થતું હતું એટલો તાપ ત્યાં આગળ તો પડે એટલો ખાસું હોય ત્યાં શું એટલે કંઈક હંડ્રેડ ઉપર બહુ સારું હતું તે વખતે દાદા આજે તો બહુ તાપ પડે છે દાદા આવ્યા છે થોડાક મહાત્મા મામાની પણ બહુ મોટી સંખ્યા નથી આવતી અને આવે તાર તો એટલી દાદાની રૂમ એટલે તમે શું મોટો હોલ આ તો કઈ કિંમત નથી છતાં એવામાં અમે પચા માસતા હતા દાદા જે પરમ પર હોઈ જાય એના પર બાપન બે જતા અરે ગજબનું છે એમનું તો તમે પરંતુ આપણે બધાએ શું જેને જેને માણસે જોયું છે અને કેટલી સિમ્પ્લિસિટીથી એમનું જીવન ગયું છે અદભુત આત્મનિર્ભર કીધું કોને આપવાનું છે વધારાનું કોને માટે છે એક્સ્ટ્રા મળવાનું છે કે આટલા બધા ને પદ લાઈન બોલાવી દઉં બોલો થઈ એના ઉપર પછી તમે તમારું પદ લઈ જરૂર જરૂર લઈ એટલે શ્રીમદની લાઈનો છે શરૂ શરૂમાં જ શ્રીમદની રાજેશ પુસ્તક ચાલુ થતા આનંદના પદ બધામાં છે અનંત અનંત ભાવ ભેદે ભરેલી બની અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યા છે એ લાઈનો તમે એક શબ્દ અમારે એનો પછી કરવો હોય તો કલાક એટલે રોજ દોઢ કલાક ધીમે જ આટલા પછી અનંત અનંત ભાવ ભેદે ભરેલી બધી અને વ્યવહારના ભાવ કેટલી જાતના હોય છે અને એમાં જે સ્વભાવ ભાવથી આખી નીકળે છે ભાવ ભેદે ભરેલી ભેદે કે છે કેટલી બધી રિલેટિવિટીના વ્યૂ પોઈન્ટના કેટલા બધા હોય વ્યૂ પોઈન્ટો એને ભરેલી અનંત નિક્ષેપે વ્યાખ્યા છે નહીં એટલે વ્યૂ પોઈન્ટ્સ વ્યવહારના વ્યૂ પોઈન્ટ બાય વ્યવહાર બાય વ્યવહાર relative point I am Rajesh છું તે જે સિંગ્યુલર વ્યૂ પોઈન્ટ હોય plural view point tell me now how Oh, no, I'm sorry. I, I told you once before there, there are 25,000 Rajesh out there. They are there? So many out there with the same name. No, not that way. By relative viewpoint, I am Rajesh. So, how many viewpoint wise you are Rajesh? One. Are you sure? Yeah. તો તો કેવા જ્ઞાન થઈ ગયું સમજો થોડા અરે થાય નહીં આકાર બધો અનુભવ કહેવાય એ દાદા ભગવાન છે જો પાછું વિચાર કરે છે be impartial to you Yes. I wanted to share that. That's. Can you give me the microphone? Does it not happen to you that by late you are Rajesh too? Well, I feel so much. I, I feel, I feel so much. Viewpoint change નથી થતા Right, sir. અરે એક જ છે પાછો But what I mean is, ki, okay. You have to turn it on. This one. અનંત ભાવ ભેદે ભરેલી વલી અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે નય અને નિક્ષેપ પાછો નિક્ષેપ કેટલી જાતના છે શાસ્ત્રમાં ચાર બતાવ્યા નિક્ષેપ એક એક જણને આપણા કેટલા બધા નિક્ષેપો આ શાસ્ત્રીય શબ્દો છે ટેકનિકલ છે નિક્ષેપ એટલે શું દાદા નિક્ષેપ એટલે શું એક્ઝિસ્ટન્ટ સ્ટેટ કેટલા બધા છે એક્ઝિસ્ટન્ટ હા દાદાને આપણે બચીએ છીએ કે નામથી બચીએ છીએ કે અનામથી નામના થ્રુ તો એ બધું એ નિક્ષેપ જ કહેવાય બધા દ્રવ્ય નામ ભાવ અમૂર્ત મંદિરમાં જાઓ છો કૃષ્ણ ભગવાને શું થાય છે એમને ભાવના કરો છો તમે ભાવ નિક્ષેપ પછી એમને જુઓ છો મૂર્તિ અનંત અનંત છે અને બહુ એટલી લાઈનો છે અને પોતાને જ કહે છે શ્રીમદજી કે આને તું માપવા જઈશ છે બાર રાજ તારી મતી મપાઈ જશે કે છે ક્યાં જવા છે મતી મપાઈ જશે તારી કે છે અને વચમાં આપણે સત્સંગમાં સોલ્ટનું લાભ ફરી સાહેબે નહોતું સમજાયું સોલ્ટની પુત્રી પોષણ પેસિફિક ઓશનનું મેજર લેવા જાય છે કે I will go inside and find the depth of the Pacific salt I do એ માપીને આવ્યું કેટલી માપી પણ આ પાંચ આજ્ઞામાં કોમ્પ્લેસ કરી દીધું આખું કેવળ જ્ઞાન કોમ્પ્રેસ કર્યું let it open out let it open out કેવળ જ્ઞાન કોમ્પ્રેસ કર્યું છે પરંતુ આપણે અહીંયા આવ્યા આવ્યા તે એમાંથી તો શું નીકળવું સહેલું નથી ને બાકી જો જોઈએ તો હું બધું હાથમાં બધું આવી ગયું છે કાર કર્મ ને માયા ત્રણથી મુક્ત કર્યા છતાંય આપણને આ રિલેટિવ બધો મટીરિયલ બાકી રહ્યો ને લાઈફનો એમાં મારું મારા પણ એ એ રિલેટિવ છે પાછું એ અહંકાર જોડેનું નથી એ ડિસ્ચાર્જ અહંકારની જોડેનું છે એટલે એ બધું સમજવું તો પડશે જ કે નહીં ચાર્જ ને ડિસ્ચાર્જ શબ્દો ભૂલી નાખીએ છીએ આપણે એમ નહીં સમજવું પડે એટલે આખો પ્રોસેસ ડિસ્ચાર્જને સમજવાનો જ છે એને રિલેટિવ પોઈન્ટ બાય રિલેટિવ રાજેશ્યો કહેવાનું હા લાગી જશે એની પાછળ હા જોજે સ્વાદ આવે તો હા કોઈને ફાયદો આપજે કંઈક It's a unilateral, but it cannot remain unilateral for anybody. I, you say Radha Bhagwan has said so right, but From my viewpoint, no, it is not that way. It's not that way. It happens. It happens. You follow? Anuj? Hey? You follow? Unilateral આજ્ઞા આપી છે પણ પ્લુરલ લિવિંગ છે બધું આપણું એ પ્લુરલ લિવિંગમાંથી યુનિલેટરલ થઈ જ જવાનું છે After all, mind wise, speech wise, and living wise, what is happening? Just discharge, and discharge is unilateral or plural? Unilateral. Though plural in nature, but understanding has to be unilateral. That's discharge, finished. Then what discharge? That discharge, this way, there, comparison of functions. And And it, it should not happen. No, it does not happen also for us, right? <laughs> આ બધા બધા જોડે ફરિયાદ કરીએ આ વાત છે મોટી હે આપણે હરીએ કરીએ મહત્વ ભલે વાત કરે પણ પોતે ખોવાઈ જાય કોઈ દાડો કોઈ તું ખોઈ જાઉં છું પણ શું અભ્યો ખોઈ જાઉં છું એટલે રાજેશ નહીં આવું છું હા દાદાજી આ અસર મેનેજમેન્ટનું કંઈ કહો અસર અસરને મેનેજ કરવાનું હાઉ ટુ મેનેજ અસર અસર આપણને આપણા સ્ટેટમાંથી ગેટ લોસ્ટ ના કરાવે આપણા સ્ટેટમાંથી ગેટ લોસ્ટ ના કરાવે હમણાં તો કરાવે છે કેટલી વાર તે વખતે આપણે એને હમ થવું પડશે એટલે કેવી રીતે હામું થવાનું what you mean I am allowed to stay within mean you are for the for the moment stay aside hmm when it is necessary I will call you stay aside please clear he deal with you you can deal શરમ આવતી હોય તો રૂમમાં જઈને પ્રેક્ટિસ કરું ચર્ચિલે પ્રેક્ટિસ કરીને પછી પાર્લામેન્ટમાં વી ફોર વિક્ટરી આખું બનાવી દીધું એને નહીં તો પરસેવો છૂટી ગયો તો પહેલા લેક્ચરમાં તો બધા નહીં જાણ નહીં જાણતા એને પ્રેક્ટિસ કરી રીતસર અને પોતાની સામે આખી પાર્લામેન્ટ બોલાવી ઘર બહુ કર્યો he was a sir of a mason આ શેક્સપિયર સાથે બોલ્યો એનો અનુભવ આટલો જ્ઞાન નથી કશું નથી અનુભવ પછી કે છે નાઇધર બોરોવર નો લેન્ડર બી આવું કે છે હવે એને આપણને જ ના પડે શું શું મહેન્દ્રભાઈ neither borrower no lender be Mohan what it mean neither borrower nor lender be be શબ્દ બહુ મોટો છે બી બી ડબલ ઈ નહીં બી ઈ જેવું કામ કરે એટલે શું અમે દીપા કઈ કઈ જાય છે કઈ દીપા neither borrower nor lender be is it a good statement yeah very good statement very good yeah. what benefit it will give you yeah That um, freedom. Yeah, freedom. in the in the bonded world. Dari, please explain. બીજું શું કરે છે આપણે કે પૈસા લીધે અડધડ કરીએ છીએ આપણે આ જીવનમાં બને જ શું બધું અંદર બને પછી બહાર તો ક્યારે બધું સ્થૂળ છે ખરું ખરું દસ વસ્તુ છે અંદર મને પછી બહારની બહારની અસરો અંદર ખેંચી જાય તમને બહાર તો શું કરવાનું એનો વાંક છે કે આપણો વાંક છે આપણો વાંક પણ ખેંચી જાય છે એનો વાંક નહીં ના લે ના કે છે શબ્દો કાનમાં પહેરી જતા હોય તો એ થાય છે ને લે પણ પછી ધીમે રહીને એનું સોલ્યુશન આવે બસ that is more that is more sharp હમ દેખ એટલે જ કહું આંખ અને કાન બધા શાસ્ત્રોમાં આજે જ્ઞાનની વાતો ક્યાં કરવાની આજે વ્યવહારમાં કહેવામાં આવે છે be a good listener good listener બનવું એટલે લુઝ આઉટ થઈ જવું ને રાજેશ બોલ ને એટલે તો What I know, I know. No, you are not to let words go in, eh, Menor. You are not the words let go in. You. Ears are listening. Why should you listen? Yes. Oh, yes. No. Eyes are seeing. Why should you see? Are you not this year? Are you not this year? Yes, I'm not this year. You're not this year. You're not this year. Eh? I mean, I don't. I'm talking about these eyes. I'm not talking about my my. Uh, eyes are not seer. Eyes are functional. They are their own functions. and seer is a seer after all. That is also a function, but that is seer's function. So function of eye and function of seer, do they not differ? Yes. They do. How much? I, I didn't even know that it is what I'm seeing is my soul seeing. I don't know. I, I, you don't know that uh, these others are seeing? No, it, it, it is true because I know that when I die, my I stop seeing. So I know that these you eyes die. don't see. You do. <laughs> <laughs> <laughs> <laughs> boy, boy, you speak. No, I don't. You smell. Huh? You touch. I Rajesh. મિતા મજા છે ને જે નાટક કરજે ઘરમાં થોડું અને જોડે તમે બહુ મજા કરીએ છીએ બહુ is my very good friend are you આનંદ છું Yes, Anna, thank you. आज <laughs> हाँ, बताइए wait wait wait wait single जी बताओ हीरे की चमक जी हीरा अपनी चमक अपनी वैल्यू खुद नहीं जानता उसकी हीरा अपनी वैल्यू हाँ, अपनी चमक नहीं जानता हाँ हाँ बोलो उसकी पहचान उसकी वैल्यू जो जोहरी होता है वो ही जानता है बरोबर है पर अपनी ओरिजिनल फॉर्म में हम्म। हीरा एक पत्थर की तरह से होता है हम्म, हम्म, जब तक उसको तराशा नहीं जाता तब तक ना उसमें चमक पैदा होती है ना उसमें तो- उसकी वैल्यू बनती है एज इट इज तो वो चमक और वो वैल्यू हम एज ए रिलेटिव सेल्फ जो हमारी इनसाइड सेल्फ है जो जिस जिसकी चमक बेमिशा मेरा कहने का मतलब ये है कि जो हमारी शुद्ध आत्मा है हम्म। उसको अगर हम ये सोचें कि वो एक हीरा है हम्म। और हमको एज ए रिलेटिव सेल उस क्योंकि उसकी पहचान जब तक कृपा जब तक किसी ज्ञानी पुरुष की हम्म, हम्म, हम्म। हम पर कृपा नहीं होती तो वो पहचान नहीं होती नहीं होती ठीक है ठीक है समझ गए आप क्या पूछते हैं तो ये कृपा से तो बनाई है ना आपको ये कृपा से आपको खुद का वो हीरा तो एक सिमिली है फुल ग्रॉस सिमिली है यहाँ तो आत्मा की बात है परमात्मा की बात है हुँ? तो कृपा से आपको आपकी पहचान करवा के आप हो गई हुँ? हम्म? पीछे मैं शुद्ध आत्मा ऐसा बोला नहीं जाता किसी को अगर बोला शब्द से बोला सारी लाइफ बोला कुछ नहीं होने वाला आप शुद्धात्मा हो और बोले तब परमानेंटली हो गए एक मोमेंट के लिए for fun full lover you understand एक मोमेंट के लिए ये बड़े पुरुष का वचन है अनुभवी पुरुष का ज्ञानी का श्री श्रीमद राजचंद्र तो आपको नहीं जानते होंगे वो उनके एक पत्र में लिखते हैं कि एक समय के लिए भी जो असंग पर जिसने पा लिया वो सर्व समय असंग हो गया लेकिन हमें उनकी परमार्थ भाषा में समझना पड़ेगा वो शब्द की भाषा समझो तो गुमराह हो जाएंगे आप शब्द तो शब्द है शब्द के मीन इतने लेयर्स होते हैं कि एक शब्द के वो शब्द समझना मुश्किल है बाकी कहाँ के परम अर्थ क्या बात क्या बात करो आप शब्दार्थ समझो तो भी बहुत हो गया कोई भी ज्ञानी का शब्द हो वचन मुआ सिंपल शब्द शब्दार्थ बहुत है उसका बहुत लेयर होता है समझे ना उसके लिए पढ़ाई जरूर नहीं है कोई डिक्शनरी की कोई कुछ जरूर नहीं है समझे शब्द दादा बोलते वर्ल्ड इज द किसने गौर से सोचा कुछ कि सेंटेंस कितना परफेक्ट यार नहीं है उससे ज्यादा परफेक्ट कोई भी सारी दुनिया का नॉलेज इकट्ठा करे करे वो भी नहीं कर सकता इतना समझ में नहीं आया हमने सोचा कि दादा भगवान ने बताया world is the itself तो दादा भगवान ने ऐसा तो नहीं बोला कि the world is the puzzle by itself. The moment you put by, everything is And when only itself, immediately it becomes all the meaning. Everything full. पर व्यवस्थित शक्ति आज्ञा उसमें सब कुछ आ जाता है perpetual existence puzzle itself It is not that today it is present. It was, it is, and it will be. अब हमें विस्तार ज़्यादा करने की कहाँ जरूरत है ऐसे तो कहीं कहीं चीज है उस दादा की सारी बिल्कुल ओरिजिनल है और एक कलयुग की भाषा में है कलयुग की भाषा में है हुँ? हम्म? बहुत समझो बहुत समझो बहुत समझो हुँ? हम्म? जिसको प्रोग्रेस करना हो तो कुछ आपको जस्ट एक रीडिंग से भी बचा दिया सुनने से बचा दिया बोलने से बचा दिया सभी एक्टिविटी फिजिकल से आपको निकाल दिया लेकिन फिजिकल एक्टिविटी तो रह गई पूरी whole body is intact but what needed to get removed out. That is removed. Hmm? And that is life part of the body. That is real life part. So that life part becomes dead. मर जाता वो तो कौन सा मर जाता है कि मेरा वाला मैं क्या वो खलास हो जाता है तो बॉडी तो रहा ना मैं वो तो वो नहीं तो चलाएगा कौन तो बोलते भगवान चलाएगा लो भगवान को दे देते चला खुद को ही था तो आपका खुद का चना मैं रहा लेकिन उसको अहंकार नहीं बोलते डिस्चार्ज अहंकार समझना पड़ेगा हमें बोलने से नहीं चलेगा हुँ? हम्म? तो डिस्चार्ज अहंकार वो भी विथ माइनस है वो बात बहुत वो अध्यार हो गई है वो हमें पकड़ लेनी चाहिए मेरापन कहा से निकले वो खाली कर, वो खाली होना है मेरा और आज्ञाता में यही काम करता है मेरापन पूरा खल निकाल देता है अभी तो मन वचन का कि टेवर उनके स्वभाव को मैं जानता हूं तो मेरा स्वभाव भी निकलता जाता है क्योंकि मैं जानता हूं उसको हम्म मेरी ये प्रकार की इसकी ट्रेड है उसमें ट्रेड चिकनाहट है स्टिकीनेस है उसमें उस मालूम पड़ता है ना जैसा मानू पड़ा इतना कम हो गया समझे ना कितने लेयर्स होते हैं हम्म। इसीलिए ओ मैं अनंत ज्ञान वाला हूं लेकिन दर्शन दर्शन आवरण है कि नहीं तो दर्शन आवरण है शुद्धात्मा पद प्राप्त किया तो भी हम अपने खुद को समझ सकते हैं जैसे वैसे लेकिन नहीं क्यों समझ पाते ये आवरण है अभी ये शरीर का शरीर वाला पूरा वो निकलना चाहिए उसको तो उसमें बहुत बड़ा साइंस रखा ये शरीर का आवरण यानी दादा शरीर खाते का... हम खाते क्या होता है हाँ वो बराबर है सभी प्रकार का लिविंग लेकिन कितनी जागृति से हमें जीना चाहिए उसमें कोई बोझा है बोझा लगता है किसी को समझना है बस बिल्कुल बोझा निकल गया ऐसी लिविंग मिली हमें महेंद्र भाई ऐसा नहीं डॉक्टर बोझा निकल गया ऐसा मिला वो तो समझना जरूर है ना लेकिन फील नहीं होता हम अनुभव नहीं आता स्वाद नहीं आता कि बोझा से निकल गया हमारी पूर्णिमा में बोलती है ना वो लिबरेटेड स्टेट लिव करती है फिर भी वो लगता है क्योंकि शरीर के साथ है ना इनबिल्ट <laughs> है कि नहीं पुरुष करना पड़ता है एग्जैक्टली exactly, पुरुष हो गए भी क्या है क्या मैं मैं मैं क्या मैं मैं पुरुष खुद के सामने हमें कॉम्बेट नहीं करना झगड़ना नहीं लड़ना नहीं कुछ करना नहीं है वो हमें उनकी तरह से जैसा है दिखावे तो हमें उनको उनकी तरह से जैसा है वैसा देख लेना है वो दिखने दिख, हम, हमको हमको ऑब्स्ट्रक्ट बहुत करेगा हम्म जैसे आप ऐसा देखने जाएंगे तो वो अलाउ नहीं करेगा उसमें बहुत है मेरे अंदर बहुत है तो हमें उसको सामने होना ही चाहिए पुरुष हुए हैं पुरुष हुए हैं look here you are here you are going out don't make me see much we let you go out go silently but if you go some mischief will call you some later time for not now number of ways you can say in your own way ગભરાઈ જવાય પછી દાદાના શબ્દો ગા ગા કર્યા કરી પણ થતું નથી પછી હા અહીંયા જો અહીંયા જો અહીંયા શ્રીમદ ને મોટા પુરુષ બધા શું ક્યાં ધૂળ ધૂળ કરે છે શોધેલું પછી તું અંદર બાર પર ખોવા જેવું કઈ જાતો અરે याद करो अपना पहला दिन अरे इतना साल निकल गई Hmm? Can we not understand ourselves by compare and contrast what we were and what we are? Simple. A constant it should be there in all activities. When activities are there, your attention will be on it. It is bound to be there. Otherwise, there will be Gotala. It has to be there. That is called fine. But when it is not there, at least our upyog, our self, pure soul self, our attentive nature is not a proper word actually. Upyog Shabda is a correct word for that. Word upyog means the original trait of the substance द्रव्य का खुद का स्वभाव है ज्ञान प्रकाश है आत्मा का शुद्ध आत्मा का वो प्रकाश ये प्रकाश है तो उसको कुछ मेहनत करनी पड़ती है प्रकाश देने के लिए लेकिन ये ओरिजिनल प्रकाश है no. क्यों ये प्रकाश यहाँ जिंदा है तो कोने में नहीं है देखो or man made it thins out and शुद्धात्मा का प्रकाश सारा ब्रह्मांड को जैसा है वैसा यूनिफॉर्मली इल्यूमिनेट करता है मेरा ये शुद्धात्मा प्रकाश है तो ये प्रकाश तो ऐसा है तो बाहर तो काम तो होता है उससे तो शुद्धात्मा प्रकाश से नहीं होगा वो तो स्वयं प्रकाश है शरीर है इसीलिए उसको उपयोग शब्द बताया और उपयोग ये शुद्धात्मा का ट्रेट है ओरिजिनल परपेचुअल ट्रेट जैसे आपको हीरा आपने बता नहीं हीरा वो तो ग्रोथ से मिली हो गई गिरिया की ये हमारा ट्रेट है टू नो तो टू नो फंक्शन हुआ नो का नहीं तो फंक्शन होते हम शुद्धात्मा चले गए वो तो रहते हैं नहीं हाँ इसलिए बोलते हैं द्रव्य से मैं संपूर्ण शुद्ध हूँ सर्वांग शुद्ध हूँ मैं तत्व हूँ हीरा हूँ लेकिन संपूर्ण शुद्ध हूँ और सर्वांग शुद्ध हूँ और मेरी शुद्धता वो इलिमिनेट करती है समझे कि नहीं ज्ञान दर्शन आदि अनंत गुणों से ये तो दो प्रमुख गुण है इनफाइनाइट ग्रेट है ज्ञान दर्शन आदि अनंत गुणों से मैं संपूर्ण शुद्ध हूँ सर्वांग शुद्ध हूँ ये तो मेरा रहा ही अखंड वो ज्ञान से देखने की जानने की क्रिया उसे मेरे हो गया क्या वो क्रिया होती है और शुद्धात्मा शुद्धात्मा ही रहता है ये बात समझनी पड़ेगी ना आपके साथ सब कुछ है लेकिन फुर्सत के समय में उसका उपयोग यूज होना करना चाहिए आपको पुरुषार्थ उसको बोलते हैं पुरुषार्थ करते हैं हम्म कि थोड़े से हम सोचना चाहिए चलो अभी सुबह जागे दो सुबह दोपहर तक हो गए जितना काम हुआ सुबह से घर में हुआ हुआ बाहर हुआ व्यवहार में हुआ सब कुछ हुआ देखिए हाँ उसमें कहाँ हम शुद्धात्मा स्वरूप से न रह सके सब ढूंढना जाएगा खुद को खुद खुद को मिल गया है और खुद ही में खुद स्वरूप हो जाना है तो इतना तो ढूंढना पड़ेगा कि नहीं खुद को कि नहीं बोलो ने हाँ, हाँ। हाँ। आवरण हटाना पड़ेगा नहीं पुरुषार्थ बोलता है हटाने की जरूर नहीं देखने की जरूर है कोई क्रिया की जरूर नहीं खाली जानने की क्रिया की जरूर है उसमें कौन क्या मेहनत आई जाना तो मेहनत क्या आई बोलो नहीं अरुणा को जानने में क्या तकलीफ होती है आपको बोलो नहीं तो नहीं तो साफ से सीखो <laughs> very good engineer from Roorkee engineer Roorkee बड़े साहब कौन छे अनंत ज्ञेयों को जानने में परिणमित हमारी जानने जानन क्रिया है परिणमित होगी ना वो जाने जानने में और ज्ञेयो नोएबल्स उसको जानने में पर हुई नहीं परिणमित हुई अनंत ज्ञेय को जानने में परे जो अनंत अवस्थाओं फेज मोड हो गए उसके शुद्ध आत्मा के फिर भी मैं संपूर्ण शुद्ध हूं सर्वांग शुद्ध हूं संपूर्ण शुद्ध मीन्स ऑल थ्रू क्या बताया ऑल थ्रू सर्वांग मीन्स ऑल एस्पेक्ट वाइज मेरा व्यूएबल एंड नोएबल जो एस्पेक्ट है सभी एस्पेक्ट में कौन सा एस्पेक्ट और नोएबल्स को और सिंस को देखने में वो एस्पेक्टेड है खुद का एस्पेक्ट है वो तो।, तो मैं तो मैं, मेरा क्या कहा गया कुछ नहीं हुआ चेतन चेतन ही रहता है हमेशा और पुद्गल पुद्गल ही अवस्था से पुद्गल ही रहता है पुद्गल में कोई बदलाव नहीं आता लेकिन वो डिस्चार्ज होता है डिस्चार्ज का प्रकार है सब वो तो होना ही है जितना प्रकार से हमने बिजनेस कर दिया था वो तो आएगा कि नहीं हुँ? हम्म? और बिजनेस को वाइंड अप करना हो तो क्या करेंगे अब तो मेरे हंस दे Purnima she knows very well क्या करे पर आनंद से लेती है आनंद से लेती है अभी हाँ। जिसको समझ कृषा बारेट लो उसका वो लॉ ऑफिस में जाती थी रे मैनचेस्टर में तो पहली तो थी कैसी जाती थी जब को ये करती थी पीछे नर्म हो गई और उसका अनुभव है आपका अनुभव बताओ थोड़ा प्लीज जो well you are in office and all that kindly Krisha बता હું Dadaji Krisha Mehta from Manchester London હું દાદાજીને મળી ને એ પહેલા તો એકદમ- જોરથી બોલજો. એકદમ જ એકદમ એટલે એકદમ જ સ્પીડ હેડેડ મેડમ હતી રિયલી અને ઇટ વોઝ લાઈક એક વખત મને પ્રમોશન મળ્યું ને આઈ રિમેમ્બરિંગ ધીસ નાવ અને આઈ ડિડન્ટ નો હું તો આઈ થિંક આમ ચાલતી હતી બીકોઝ મને પ્રમોશન મળ્યું હતું અને you know amongst all the English people I was the only Asian in my court to get such a big promotion but she, I think one or two months or six months later all the staff complained to my boss, no? To me. Okay, I'm not talking to people politely. ત્યારે મને realise this is before the plan કે મને રિયલાઇઝ થયું કે ઓ એટલે હું ધીમે ધીમે એના ઉપર વર્ક કરવા માંડીને સોફન થવા માંડી મને દાદા મહિલા પછી મને ખબર કેવી રીતના પણ બધાને એમ થાય કે ઓ યુ સચ અ લવલી ગર્લ તો બધું તારું કામ ને બધું તારી પાસે કાંઈ પણ પ્રોબ્લેમ લઈને આવીએ તો બધું સોલ્વ થઈ જાય ગમે એટલી તકલીફ આવે ઘણીવાર કોર્ટ માટે એના સ્ટાફ ના હોય અને હું કહું કે ઇટ્સ ઓકે બધું થઈ જશે અને ઓબ્વિયસલી મને આખું જ્ઞાન રીતે એપ્લાય કરતા હતા પણ આઈ નો કે દાદાજી ઇઝ વિથ મી ને હું એ લોકો એમ જ કે કેવી રીતના થયું સો એમ always say you know is looking after me અને હિલ સોલ્વ ઇટ અને ઇટ ગેટ્સ સોલ્વડ મેં એને કહ્યું એની ઓફિસ લો ઓફિસ એટલે તો બહુ છે અને ગવર્મેન્ટ તે પછી એક બધું પ્રશ્ન પ્રસંગ આવ્યો એમને તો મેં કહું આવું છે ને આ બધું થાય છે ને ઊંચું નીચું થાય આમ થાય બધું મેં કહું ક્યાં કરું છું નૃત્ય બીજા બધા હું આમ કરું છું આવું બધું થયા તો કે કોને થાય છે બીજા બધાને થાય છે કે તને થાય છે હા તો એ તો મને થાય છે બીજા બધા છે તું છું એ બધા પછી એને સમજાવ્યું એને એટલે પછી આખી ઓફિસ મેં રીતે કામ કરતી થઈ ગઈ બધું એ જ કરે અને એને એમ લાગ્યું કે બધા પાસે કામ લઉં છું બે કોઈ એક જ થઈ ગયું નહીં મારા એક કોલીગે મને કીધું હતું કે આઈ એમ સો એનપીએસ સો એક જ કોલીગે હજી સુધી મને માર્ક્સ આપ્યા છે મારા ગુરુએ તો હજી નથી આપ્યા એને એમ કીધું I am so NPS of you અને I want to meet your master કે કૃષાઈ કારણ કે હું એક જ કોર્ટમાં પચીસ વર્ષ કામ કરતી હતી બિફોર એન્ડ આફ્ટર ધ જ્ઞાન કે તન તું જે હતી ને તું જે થઈ ગઈ છો યુ જસ્ટ વન્ડરફુલ પર્સન અને જ્ઞાનમાં હતા એટલી પાક્કા જ્ઞાનમાં કોઈને આખી દુનિયાને ગાંઠે નહીં એવા હતા દિલીપભાઈ ગ્રહણમાં એના એટલે કે નાની નાની માં તે પછી એમને બે ત્રણ પ્રસંગ મળ્યા મળ્યા પછી તો કે અને શું કે લગ્ન થયા ને તો મને કાનમાં ભરાવતા હતા કે હું હું વૈષ્ણવ ને મારા વાણિયા જૈન માં લગ્ન થયા એ લોકો ધર્મ નહી પાડતી એ લોકો મારા દાદીમાં એ નહીં પાડતી તારા કૃષ્ણને નહીં ભૂલતી દાદા મહિલા પછી ને થયું કે મને મારા સાચા કૃષ્ણ મળી છે એટલે આપણે પુરુષાર્થ પુરુષ થયા છીએ પુરુષાર્થ પદમાં ક્યાં પણ કઈ ક્ષતિ આગળ કે તરત જાગી જવું જોઈએ એકદમ જકી જવું જોઈએ કે આપણા અંદર કોણ આપણને જ આજે જાગૃત નથી રહેવા દેતા અને એનું કામ કરી જાય છે એ થઈ જ જવું જોઈએ આપણે માલિક જાગી ગયો પછી ગમે તેવો કોઈ ઘરમાં આવે ચોરી કરે આમ કરવા આવે મને સમજી જાય માલિક જાગે છે હમણાં જરાક સુવા દેજો પછી આપણે કામ કરી લઈશું એટલે આપણો જ મટીરિયલ આવું બધું કામ કર્યા કરે છે એ જાણતા નથી આપણે સમજાયું ને એને એને બહુ ધીરજ છે કે તો હમણાં છે ને રાહ જુઓ તો હમણાં કરશે પછી આપણે આપણું કામ કરી લઈશું બધું આપણે જ આપણાથી પછી એટલે આપણો પુરુષ સ્વભાવ કેમ લૂંટાય આપણાથી કશું ના અને આપણે કંઈ પૂતગલને લૂંટવું નથી આ તો એનાથી લૂંટી ગયેલા તેમાંથી આપણે છૂટ્યા છીએ તો એને હવે છૂટવા દેવું જોઈએ આપણે એવું નહીં આપણે જલાઈ ગયું છે તે રાજેશ બોલ ને હા ચાલો એટલે પદો બોલો એક હતું Yes. લઈ લઈએ આપણે મગનભાઈ સુરેશભાઈ પૂછ્યું છે સારી વાત છે લઈએ આપણે આપણે બધાને કામમાં લાગશે આ આપણા જીવનોમાં ડે ટુ ડે જીવનમાં એમને કે સત્સંગમાં નીકળ્યું છે કે મહાત્માઓ જે કારણ મોક્ષ સેવે છે એ તો સમજાય નહીં બધાને બોલો પૂછું છું સ્ટેટમેન્ટ મહાત્માઓ જે કારણ મોક્ષ સેવે છે અને નવો જન્મ તૈયાર થાય છે અને તેની સામે બોડી બિલ્ડિંગ બ્લોક્સથી શરીર તૈયાર થાય છે સત્સંગમાં નીકળી ગયું છે એટલે એમને કારણ મોક્ષ સેવે છે અને બોડી બિલ્ડિંગ બ્લોક્સ એમને અંડરલાઈન પૂછ્યું છે કે કેવી રીતે જરાક સમજાવજો એમ કે છે હંમેશા આખા બ્રહ્માંડમાં અને આપણા મનુષ્ય લોકો બધે જ આખા બ્રહ્માંડમાં એવું છે છેક દેવથી મળી નીચે સુધી બધું એમાં ચેતન આત્મા અને પૂતગલ આ બેનો સંયોગ છે એટલું ચેતન નથી એટલું પૂતગલ નથી અને આ બે સંયોગોમાં હંમેશા આ બોડી બિલ્ડિંગની પ્રક્રિયા ચાલુ જ રહેવાની જ્યાં સુધી રજડામણ છે ભટકામણ છે વેન્ડરિંગ છે ત્યાં સુધી એ બોડી બિલ્ડિંગ બ્લોક્સથી જે બોડી તૈયાર થાય કોઝલ બોડીઝ એ બધા જ એ બોડી મટીરિયલ બોડી બિલ્ડિંગમાં થાય છે પરંતુ એ હોય છે નેચરલ સ્વભાવથી પરંતુ આપણે આઉટ ઓફ ઇગ્નોરન્સ એમાં પાવર ચાર્જ થઈ જાય છે આપણાથી પાવરનો સોર્સ હોય તો એમાંથી આપણી પાસે પાવર આવે તે આપણે જાણતા નથી ઓરિજિનલ સોર્સ શું છે હું એમ આઈ અને એના કારણે આપણે એમ જ સમજીએ કે હું છું એ original source I be I am so એ આઈ આઈ ફેક્ટર આખો ત્યાં પેલા નેચરલ બધા પરમાણુ અંદર આવતાની સાથે જ ક્લિંગ થઈ જાય છે અને એવી રીતે પેલા નેચરલ પરમાણુ ઓરિજિનલ છે તે બધા અનનેચરાલિટીમાં આવી જાય છે સમજાયું કે નહીં એ બધું થયું છે અને આપણા આગળ થઈ ગયેલા જામી ગયેલું એનાથી આ બોર્ડ થયા પણ આટલા આપણે એટલું પુણ્યશાળી ભાગ્યશાળી કહેવાઈએ કે જ્ઞાનીનો સંયોગ મળે છે અને સંયોગથી એમની કૃપા ઉતરે છે અને કૃપા ઉતરે છે એટલે આપણે આપણા અસલ સ્વરૂપને પામી જઈએ છીએ પામી જઈએ છીએ અને એ બહુ આ કાળમાં એટલું બધું એક આશ્ચર્ય બન્યું છે આપણે શબ્દોથી કોઈ રીતે સમજી શકીએ એમ નથી કોઈ પણ રીતે સમજી શકે કોઈ પણ સમજણ બહુ સારી વાત છે કારણ કે જે સમજ્યો એની પર આપણે સમજી જ લેવું જોઈએ બહુ મુશ્કેલ છે આ વાત કે આનું આશ્ચર્ય કેવી રીતે સમજવું મોટા મોટા શાસ્ત્ર જ્ઞાનીઓ પંડિતો અંદર એનો ઉલ્લેખ છે બધો આખો એમાં જે સ્ટેપલેસ પાર્ટથી બીજી એટલી રિયલાઇઝેશન થાય છે વિધાઉટ એની મહેનત કશું સીધે સીધું પ્રાપ્ત થાય છે કૃપ કૃપા only by grace only by grace હવે ગ્રેસ એ ક્રિએટિવિટીનું ફંક્શન નથી ગ્રેસ એક ડિવાઇન ફ્લો છે આખો એ અનુભવ પ્રમાણનો ફ્લો છે આખો શું કહ્યું એ ફ્લો આખો આ બોડીમાં આપણે બધામાં વિજ્ઞાનમાં કામ કરી રહ્યો છે એટલે પૂતગલથી પૂતગલનું કામ થઈ જાય છે પરંતુ જે લિબરેટેડ પૂતગલ એનો ડિવાઇન ફ્લો છે એમાં થઈને આવે છે એનાથી આ પૂતગલમાં કામ થાય છે આપણું બાકી આપણી પાસે એવું પૂતગલ નથી લાયા કે આપણે સીધા થઈને આપણે એકદમ એક્સેપ્ટ થઈ જાય આપણાથી ના થઈ શકે આપણે સમર્પણ કર્યું છે તે સમર્પણ એક્સેપ્ટ થયેલું છે આપણે સમર્પણ નથી કર્યું અને એક્સેપ્ટ કરનારો જોઈશે એની જવાબદારી કેટલી કોઈ માણસ આ દુનિયામાં સમજી નહીં શકે કે કેટલી રિસ્પોન્સિબલ સ્ટેટ છે આખું આ એક વર્ડ તો કશું નથી સમજાય છે એ છે આખું અમે કહીએ છીએ કોઈને એવા સમજદાર હોય કે ભાઈ જો આજે આપણે બહેનો મારું દેવું હતું તે ચૂકાઈ જાય છે હા આજે તારું બે આવતો એમ કહીને સમર્પણ વિધિ કરાવું છું એ મારું જ એવું છે એનું નથી ડૉક્ટર સાહેબ Mahendrabhai I am responsible not that others are. No, I am responsible from everybody else to be there, there, whatever way. હું આ રીતે જીવ્યો છું હંમેશા પણ કૃપા છત્ર છાયા જબરજસ્ત છત્ર છાયા મોટી એ તો કંઈ ગજવું નથી આપણા લોકોનું કોઈનું ગજવું નથી જો માને છે ઓ હાથે કરીને ગુમાવો છો હાથે કરીને ગુમાવી દો છો હાથે કરીને ગુમાવો છો સમજાયું ને હંમેશા સત્સંગ કરતી વખતે આપણે વિધિ કરીને જ બેસવું જોઈએ કે ચાલો આ ફાઇલ સત્સંગમાં બેઠી છે તો ફાઇલનું જેટલું ક્લિન્ઝિંગ થઈ જાય બસ સારામાં સારું તો સત્સંગમાં જે અનુભવનું મને કંઈ કામમાં લાગે એવું હોય તો પેસી લઈ લેવાય માણસ કરી જાય કંઈ બધાને બધું લાગે એવું હોતું નથી આ તો દરેકને પોતપોતાને જાય પણ ઘણા શું હોય છે કે સાંભળે ને બધું જનરલ સાંભળ્યું હોય ને તે પછી પોતે પહેરી લે મોટો પી આ બહુ મોટી ગડબડો થઈ જાય છે અને આવું ગડબડ બહુ થાય છે અને જનરલ સત્સંગ ચાલે છે તો તને જેમ લાગુ પડે લઈ લે ને એમ એમ કરે પછી સમજાય છે બધા આવું થાય અરે અમે આ ભૂલો કેટલી પાર વગરની નીકળ્યા એમાંથી દાદાએ ફટકારી ફટકારી કાઢ્યા છે બહુ નીકળ્યા બહુ સમજાય છે અને સત્સંગ આપણે થાય છે ને એટલે આટલી બધી પ્રકૃતિઓ ભેગી થઈ છે એ પ્રકૃતિઓમાં દરેકને પોતાના પ્રકૃતિના બધા શાર્પ કોર્નર્સને એ તો બધું રહેવાનું જ કે નહીં એટલે ભેગા થઈને ભલે વાતો ચીતો થાય ને એમાં કોર્નર બધા સ્મૂધન આઉટ થાય છે ખોટું નથી એમાં એ થવું જ જોઈશે એકલા એકલા ઘરે કશું વળે નહીં હતો ખ્યાલ આવે ને એટલે દાદા કહે છે જ્ઞાની પુરુષે જાત્રા જવાન ના હોય પણ કે ના હવે આ બધા છે ને એટલે હું જોયા કરું છું બધા કેવા અથડાય સ્કૂલો આમ છે તેમ છે પેલું ટૂલું આમ થયું આ થયું આ થયું આ થયું એ જોયા કરે મજા બરોબર સારું બધા એકબીજાના સુધરવાટ થઈ જાય છે એકબીજાથી સમજે તો જ પછી શાલિંગ્રામ થાય ને થાય કેમ કરીને બધા એટલે દાદાના હાથમાં એમને હાજરીમાં જાત્રાઓ કરાય એ બધું અને બધા અનુભવો બધાના છે પણ આ પરદેશમાં જાત્રાઓ કઈ કાઢવાની એટલે તો અહીંની જાત્રાઓ તો હોલીડે પ્લાન કરેલા હોય બધા હોલીડે હમ મહેન્દ્રભાઈ આ અમારા પૂર્ણિમા બેન અમે બિપિનભાઈ છે ને એમની જોડે લેન્કેસ્ટર હતા ને જ્યારે ક્લીનર ચાલે એમનું ત્યારે અમુક વખત થાય ને એટલે આવી જાય અને બિપિનભાઈ કહ્યું હતું જો પૂર્ણિમા બેન તમે દાદા ના કરો અમારા ફેમિલીને આટલું ધ્યાન રાખો ને પણ તમારા આખા ઘરના બધા કપડાનું ધોન બધું ધોવાનું કામ અમારું કે છે આવું કહ્યું તે કેટલો બધો ભેગો થાય ઢગલો થાય ને ગાડીમાં નાખીને લઈ આવે હવે ત્યાંથી પેલું ઉપરથી આવવાનું ને વન કયો ફોર વન થર્ટી એટ કયો કઈ એમાંથી ફિફ્ટી ને વન થર્ટી એટ એમાંથી આવે તે અઢીથી ત્રણ કલાક લાગે તો ત્યાં કહે ને એમનું બીપને કે જો હું દાદા તે પાસે જઉં છું ને જઈને આવું ત્યાં સુધી વાગવાનું નથી અને કેટલી વખત એમને અનુભવ કર્યો છે આ બોલો નહીં તો ડૉક્ટરને બની શકે જ નહીં આવતો અને એમને તે બહુ બધા કેટલો સરસ અનુભવ એમના કેટલી વખત નંબર ઓફ ટાઈમ્સ એમાં કહીશું મને શું સ્વાદ લ્યો સી વોટ ઇઝ આ હેપનિંગ શું છે જો સમજવું પડશે આપણે હેપનિંગ કોઈના કોઈ કોઈથી હેપન થયેલું બને છે નો ઇઝ બટ નેચરલ શું કહ્યું દાદા પોતે કે છે મોટા મોટા સાક્ષર દાદા પણ ગયું તમે કેવી સ્થિતિ હતી એ કેવો જ્ઞાન શું હશે બધા બહુ જાણે સારા સારા લોકો તે દાદા કે છે ભાઈ શું સમજાવું તમને શું આ બધું શબ્દોમાં ના આવી શકે તો પણ છતાંય કહો કંઈક તો કે એમ એમ તો થાય જ નહીં ને કશું એટલે બધા એમ જ સમજક કરવા વગર થાય જ નહીં મોટા મોટી ભાષા આખું વર્લ્ડ ફસાયેલું શું કહું તમને it's but natural but natural હવે આવા પુરુષને આટલું મોટું સામર્થ્ય માન દે છે ચાર ચાર વર્ષ સુધી કોઈને અંકસારી નથી આવતો અમે ઘરમાં જોડે કશું નહીં એક અમારા ફાધરને કંઈક અંતિલ આત્મદર્શન પૂરું શ્રીમંતી ભક્તિ હોય ને એ દ્રષ્ટિથી આટલું પણ એ તો ભક્તિમાં હતા ભક્તિમય આવું બધું બોલો આ તો કુદરતી બન્યું ચંદ્રકાંતભાઈ સાહેબ આપણા પછી અમે આવ્યા ચાલી ગાડી પછી પરંતુ બધાને કહેતા હતા દાદા કે જો તમારો કોઈ ભાઈબંધ હોય બહુ દુઃખી હોય તો મારી પાસે લાવો અને ખાસ કરીને કોઈને સુસાઇડ પડે છે મારી પાસે લઈ આવો પેલો એ વાત કેટલાય કેસ બન્યા એમને બધા થઈ ગયા પછી ગયેલા બધા ગળા સમજાયું પણ આ કાળમાં બહુ ગમે તે વાત કરવા ના જશો આ કાળ કેવો છે કે કોઈને લાઇટ ગમતું નથી light nobody likes light everybody likes darkness even they take, take the dinner in candlelight. શું કહીએ આવા લોકો છે પણ બધા દીવા બહુ જ પ્રકટી જશે પછી હું કેટલા બુજવવાના આ લોકો પણ હવે તમે આના પરથી આપણે શું વિચારીએ જ્ઞાની માટે નાની આવા કેવી કેવી રીતે તમે વિચારો સમજો થોડા You can understand એમની કન્સર્ન એના પરથી ખબર પડે કન્સર્નની તો વાત જ ક્યાં થાય કન્સર્ન શબ્દ વ્યવહારમાં છે પણ જો સમજે ને આટલો અધ્યાત્મમાં કામ થઈ જાય કન્સર્ન શબ્દ ઘણો મોટો છે પોતાને પોતાની પડી હોય એને કન્સર્ન કહેવાય શું કહ્યું પોતાને પોતાની પડી હોય એને કન્સર્ન કહેવાય તે આપણે હોતી કરવું છે કોને કોને પોતાને પોતાની પડી છે તમે તો આપતા પોતે થઈ ગયા તો પણ બીજા અમારે બધા હું ટાઈમ સર આવીએ ટાઈમ સર આવી નેવર લેટ એટલે સુરજભાઈ આ છે ને it's full of building body building blocks natural સ્ટેટમાં છે ફોર વેઝ રૂપ એટલે એને નામ મળે નામનું બધું જ મળે આકાર બાકાર એ રૂપમાં બધું આવી ગયું રંગ એ નામમાં આવ્યું અને બધા ડિટેલ્સ છે પણ એમાં પૂતગલ્સ છે મોલિક્યુલ્સ છે બધા જ નેચરલ છે રસ અને ગંધ અને નહીં તો આ પાંચ સેન્સીસ વાળું બોડી બને કેમ કરીને ચાર બેઝિક છે એના પરમિટેશન કોમ્બિનેશન થાય છે બધા અને એમાં આપણે શુદ્ધાત્મા થયા અને આપણે જાગૃત થઈ ગયા છીએ એટલે જે મોલિક્યુલ્સ આવે છે ને આપણે લિબરેટ થયા હવે આપણે આઈ માઈ વાળા મોલિક્યુલ નથી આવતા પ્યોર આવે છે શું કે આજ્ઞાને અધીન વાળા પોતે પોતાને આધીન કરવા જતો તે ના રહેવું આવે એટલે ચોખ્ખું બધા થાય છે આ તો અને એ તો તો જ કોઝલ બોડી તૈયાર થાય છે તો ક્યાંથી થાય ઇટ્સ આખું આ તો સાયન્સ છે બધું આ રિલેટિવ સાયન્સમાં આટલા આ લોકો કરે આ તો રિયલ રિયલ રિયલ રિલેટિવનું સાયન્સ છે એ બન્યા જ કરે છે કોઝલમાં કોઝલમાં બને નહીં અને ઇફેક્ટ આવે નહીં રિઝલ્ટ નહીં આવી શકે સમજાયું એટલે કહે છે દાદા કે હવે આજ્ઞાધર્મથી આપણે જેવી રીતે જીવીએ એવું આપણું આ આગળ હિસાબ આવશે જો તમે બેસ્ટ જીવી ગયા આજ્ઞાધર્મથી કે તમે સેવન્ટી પર્સન્ટ જેટલું તમારું થઈ ગયું ને તો you are secured only one life go to Simandhar Swami have darshan and finished seventy percent હવે એને માપવાનું કયું આપણી મેજર શીખો આ તો સમજવાની વાત છે આ તો દાદા એક આપણે એન્કરેજ એ તો કઈ હોય અને કઈ એ ખોટું નથી is not hollow there is full strength power in there by that સમજે આજ્ઞા ધર્મ એટલે કોઈને કંઈ બહુ જરાક એમ થયું થઈ ગયું હતું આપણે પછી ક્યાં બા ત્યાં મળવાનું કશું એકાદ લાઈફ વધારે કરી નાખે એટલે ખીલે બંધાઈ ગયો છે ને એવો ટાઈટ બંધાઈ ગયેલો પણ પેલી પ્રેક્ટિસ બહુ પડેલી ને પાશ્ચર નવું થોડું વધારે પાશ્ચર ખોરીએ તે પછી આમાં ખેંચ ખેંચ કરે ખેંચ કરે પેલું થોડું ઢીલાસ તો આવે ને થોડી એટલો ડાયામીટર વધે રેડિયસ વધે આવું થાય છે હા પણ સેન્ટર્ડ થઈ ગયા છીએ સેન્ટર્ડ અને આ સાહેબ મને કહે સાહેબ મેં એમ જોયું આપના આપને કોર્નર કરે છે અંતર બહુ નીકળે છે કે છે અમારા ગુરુ દેટ ઇઝ ટ્રુ ગુરુજી કહે છે that is true every time you are cornered and the level of experience that came out was unique ચાલો સેવન ઓ ક્લોક દાદા બિપિનભાઈ એવું કહેતા હતા કે મારો દાદાનો ધંધો એક જ છે કે દાદા બધાના કર્મો ધોવે હું બધાના કપડા ધોવું પૂતગરુ ધોવે નમો વિતરાગા નમો નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો Yeah. Uh -huh. બધા ભગવાનના Yo. Yo.